આજે આપણે ગરડા પ્રથમ પ્રકરણનું પિસ્તાલીસમું વચનામૃત વાંચ્યું ગોપાળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ કેટલાક વેદાંતિઓ એમ કહે છે જે ભગવાનને આકાર નથી અને એવી જ શ્રુતિઓને વેદીની જે શ્રુતિઓ છે એને ભણે છે એટલે કે બોલ્યા કરે છે દોહરાવ્યા કરે છે કે ભગવાનને આકાર નથી એ રીતે નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કરે છે જ્યારે બીજી બાજુ સુખ સનકાદિક નારદજી જેવા જે ભગવાનના ભક્તો છે એ ભગવાનનું સાકારપણું પ્રતિપાદન કરે છે તો આ બેમાંથી કોણ સાચા છે મૂળ પ્રશ્ન છે ભગવાન સાકાર છે કે નિરાકાર આ પ્રશ્નની ચર્ચા અનાદિકાળથી ચાલી આવે છે અને ચાલતી રહેવાની જ એટલા માટે ચાલતી રહેવાની કે ભગવત તત્વ એ પરમ રહસ્યપૂર્ણ છે એમ ચપટી વગાડતા એ તત્વનું રહસ્યોદઘાટન થઈ જાય એવું નથી રહસ્ય રહસ્ય રહસ્ય એક પ્રસંગ કહું અમેરિકામાં એક વૈજ્ઞાનિક થયા એને મનમાં એવી ધૂન ચડી કે ઈશ્વર શું છે એમણે આ સૃષ્ટિની રચના કેમ કરી છે અને આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કઈ રીતે થાય છે એનું મારે વૈજ્ઞાનિક રીતે સંશોધન કરવું છે એટલે ફરીથી પછી દુનિયામાં કોઈને કોઈ ગૂંચવણ જ ન રહે બિલકુલ વૈજ્ઞાનિક રીતે મારી લેબોરેટરી એના માટે પ્રમાણભૂત બને ધૂન સાચી જિજ્ઞાસા સાચી પણ જેમ જેમ દિવસો વીતવા લાગ્યા મહિનાઓ વીતવા લાગ્યા વૈજ્ઞાનિક મૂંઝાણો મૂંઝવણ એ વાતની થઈ કે આની શરૂઆત ક્યાંથી કરવી ઈશ્વર તત્વ વિશે સંશોધન કરવું છે પણ એનો પોઈન્ટ ક્યાંથી પકડવો ન શીંગડું હાથમાં આવે ન પૂંછડું હાથમાં આવે જોયું ઈશ્વરનું રહસ્ય કોઈ શરૂઆત ક્યાંથી કરવી એ ખબર ન પડી છેવટે મૂંઝાયો ને એટલો કંટાળ્યો વિચાર્યું કે આમનામ જિંદગી પૂરી થઈ જશે તો આમાં મને કંઈ સૂઝ પડશે નહીં લેટ ગો ઇટ આને છોડો જિંદગીમાં કંઈક બીજું સંશોધન કરીએ નહીતર મરી જશું એમાં એક દે એને મગફળી બહુ ભાવે મગફળી ખાતા ખાતા એને વિચાર આવ્યો કે એટલે મગફળી ઉપર જ સંશોધન કરવાનું શરૂ કરી દઉં એટલે જિંદગીમાં થાય તો ખરું કે કંઈક કર્યું મગફળીની જેટલી જાતો અવેલેબલ હતી એટલી બધી મંગાવી જાતના ટેસ્ટો કર્યા એના તત્વોના પૃથક્કરણ કર્યા પછી એટલું સંશોધન કર્યું આ માણસે કે એમાંથી કેટલી જાતો મોડિફાય કરી વિકસાવી એમાં થતા રોગો એનું નિરાકરણ એના ઔષધો એના ઉત્પાદનની ફસલ કેમ વધે એને કેવા પોષણ મૂલ્યો જોઈએ આ બધું એટલું બધું સંશોધન કર્યું વર્ષો નીકળી ગયા ડૂબી ગયો હવે એની અવસ્થા ઢળી છે છતાંય મગફળી ઉપર સંશોધન ચાલુ જ છે એમાં એક દિવસ એની લેબમાં સંશોધન મગફળીના બીજ ઉપર કરતો હતો અચાનક ખડ ખડાટ પાગલની જેમ હસી પડ્યો એની પત્ની દોડતી આવી કે આ શું પાગલ થઈ ગયો શું થયું એને કીધું તમને શું થયું તો બસ મને ઈશ્વરનું રહસ્ય મળી ગયું મને ઈશ્વરનું રહસ્ય મળી ગયું મને ઈશ્વરનું રહસ્ય મળી ગયું એની પત્ની કે તમે ઈશ્વર વિશે સંશોધન કરવાનું છોડી દીધું એને વર્ષો થઈ અને મગફળીનું તમે સંશોધન કરો છો એમાં તમને ઈશ્વરનું રહસ્ય મળ્યું તો કે હા મને આમાં જ ઈશ્વરનું રહસ્ય મળ્યું કે એક આવડા નાનકડા મગફળીના દાણાનું રહસ્ય જો હું ન ઉકેલી શકતો હોઉં તો ઈશ્વરનું રહસ્ય શું ખાક ઉકેલી શકું એનું રહસ્ય કેમ પમાય અને એના મુખમાંથી શબ્દો સરી પડ્યા કે oh my God you are beyond our senses our mind our intelligence and you are infinite તું અસીમ છે પ્રભુ અને અમારી મન બુદ્ધિ વાણી ઇન્દ્રિયોથી તું પર છો યતો વાંચો નિવર્તન અપ્રાપ્ય મનસા સહનું બિલકુલ ટ્રાન્સલેશન પણ એના દિલમાંથી ઉઠ્યું એવો બીજો પ્રસંગ સંત ઓગસ્ટાઇન થયા એ લોકોને ઈશ્વર તત્વ શું છે એના વિશે સમજ આપતા બહુ પ્રેમથી સમજાવતા પરંતુ પોતે જે ઈશ્વર વિશે સમજતા એની જે ધારણા હતી એ ધારણાથી બહાર કોઈ જો એને પ્રશ્ન કરે કે નિરૂપણ કરે તો ઉગ્ર થઈ જાય અને ઉદાસ થઈ જાય નિરાશ થઈ જાય નારાજ થઈ જાય એક દિવસ દરિયાને કિનારે ફરતા હતા અને એના મનમાં આ જ વિચારો ચાલતા હતા કે ઈશ્વરનું સ્વરૂપ બસ આવું જ છે બસ આવું જ છે બસ આવું જ છે એમાં એને એક દ્રશ્ય જોયું દરિયાના કિનારાથી થોડે દૂર એક નાનકડો છોકરો છોકરો નાનકડી ડોલ લઈ દરિયામાંથી પાણી ભરે અને દરિયાને કિનારે એક કાણું એ કાણામાં પાણી રેડે અને એટલો વેગથી જાય ફાસ્ટ અને એટલો એ કાર્યમાં તરલિત એટલે સંત ઓગસ્ટાઇન પાછે આવ્યો કે દીકરા શું કરે છે તું તો કે હું એક જ ધૂન લઈને બેઠો છું કે આખો દરિયો મારે આ કાણામાં ભરી દેવો છે આખો દરિયો ખાલી કરી મારે આ કાણામાં ભરી દેવો છે અરે બેટા બેટા બેટા આવડો વિરાટ દરિયો આ નાનકડા કાળામાં કેમ ભરાય નાનકડા હોલમાં કેમ ભરી શકાય ત્યારે પેલું બાળક હસ્યું ને બોલ્યું oh my old man so how is it possible for an infinite God to be understood by small mind અને બાળક અદ્રશ્ય થઈ ગયું જો આ દરિયો નાનકડા કાણામાં ન ભરી શકાતો હોય તો શું ઈશ્વર એવું સસ્તું તત્વ છે કે તારા બુદ્ધિના પ્યાલામાં ભરાઈ જાય નાનકડા કાણામાં દરિયો ભરાય નહીં પણ ભરાય ભરાય હા જો એ કાણું છે પોતાની દિવાલ તોડી નાખે પોતાની જે ધારણા છે મૂકી દે તો આપોઆપ દરિયો એમાં સમાઈ જાય અને દરિયો ભરાઈ જાય એમ આપણે જો આપણી પૂર્વગ્રહ મૂકી દઈએ આપણી ધારણાઓ મૂકી દઈએ તો ઈશ્વર તત્વ સમજવું બિલકુલ સરળ છે કારણ કે એ જ પોતે અવતરિત થઈ જાય છે નથી સમજાતા એની પાછળનું કારણ આપણા પૂર્વગ્રહ આપણી માન્યતાઓ આપણી દિવાલો એટલે ઈશ્વરને પામી પણ નથી શકતા અને યથાર્થ સમજી પણ નથી શકતા એટલે ધારણા મુક્ત ચિત્ત સરળ ચિત્ત થવું એ મોટામાં મોટી સાધના છે ને એટલી જ કઠણ છે ધારણા મુક્ત થવાય નહીં એટલા માટે આ પ્રશ્ન ચર્ચા તો જ રહેવાનો છે અને બીજું કે એ પરમ રહસ્ય છે જેટલું ઉકેલો એટલું જ બાકી અનંત બાકી એટલે ભગવાન તત્વ કેવું છે એનો પ્રશ્ન ચાલતો જ રહેવાનો છે અને ચાલતો રહેવો જોઈએ હા એટલા માટે કે આ ચર્ચા ભગવાન સાકાર છે કે નિરાકાર એની ચર્ચામાં જ ભગવાનનો મહિમા યથાર્થ સમજાય ઓહો ભગવાન તું કેવો છે ઓહો ભગવાન તું કેવો છે ઓહો ભગવાન તું કેવો છે એટલે ચર્ચામાંથી ભગવાનનો ઉલટાનો વધુ ને વધુ મહિમા સમજાય છે વધુ ને વધુ ઓહો ભાવ પ્રગટ થાય છે જેને ઉપાસું છું છે કેવો ત્રીજી વાત કે આ પ્રશ્ન ચર્ચા તો રહેવો જ જોઈએ એટલા માટે ઉપયોગી બહુ છે ઉપયોગ એટલા માટે છે કે કોઈ પણ સાધક ભગવાનને જેવા સમજે છે તેવી એને પ્રાપ્તિ થાય છે જો સમજવામાં ભૂલચૂક થઈ તો એની પ્રાપ્તિમાં પણ ભૂલ થવાની તમે ધંધામાં પણ કોઈ નુકસાન થાય એવું ચલાવવા માંગતા નથી તો આ તો અધ્યાત્મના સારરૂપ પ્રશ્ન છે અને જીવનના સારરૂપ નીચોડરૂપ પ્રશ્ન છે તો એમાં નુકસાની વેઠવાય નહીં યાર આપણને પોસાય પણ નહીં એટલે આ પ્રશ્નની ચર્ચા અવશ્ય થવી જોઈએ અને બધાએ અવશ્ય સાંભળવી જોઈએ તો મૂળ પ્રશ્ન છે ભગવાન સાકાર છે કે નિરાકાર ભગવાન સાકાર છે કે નિરાકાર તો બે વિવાદ છે અમુક લોકો કહે છે ભગવાન નિરાકાર છે અમુક લોકો કહે છે ભગવાન સાકાર છે અચ્છા તો આપણે સૌથી પહેલા નિરાકારવાદીઓને પૂછીએ કે તમે ભગવાનને નિરાકાર શા માટે માનો છો તો બતાવો નિરાકારવાદી કે તમે ભગવાનને નિરાકાર શા માટે માનો છો તો કે પહેલી વાત તો અમે ભગવાનને નિરાકાર એટલા માટે માનીએ છીએ કે વેદ ઉપનિષદમાં ભગવાનનું નિરાકારપણે પ્રતિપાદન છે જ એટલા માટે અમે ભગવાનને નિરાકાર માનીએ છીએ તો કે વેદમાં નિરૂપણ છે તો કે હા તો બતાવો તો કે વેદોમાં ઉપનિષદોમાં કયું છે યતત અદ્રશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ અવર્ણમ અચક્ષુ શ્રોત્રમ તદ અપાણીપાદમ નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મ તદ અવ્યયમ તદ ભૂતયોનિમ પરિપશ્યંતિ ધીરાહા મુંડકોપનિષદ વળી કહ્યું છે અપાણીપાદો જવનો ગ્રહિતા પશ્યત્ય ચક્ષુ સશૃણોત્ય કર્ણ શ્વેતા સ્વરૂપનિષદ વળી કહ્યું છે અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અવ્યયમ કઠોપનિષદ આવી અનેક શ્રુતિઓ છે કે જેમાં ભગવાનનું નિરાકારપણે પ્રતિપાદન છે એટલા માટે અમે ભગવાનને નિરાકાર કહીએ છીએ બહુ સરસ વાત કારણ કે વેદ સ્વરૂથી ઓથેન્ટિક છે એ પ્રમાણ છે એટલે તમે કહો છો ભગવાનનું આમાં એ રીતે નિરૂપણ છે કેવું નિરૂપણ છે કે ભગવાન સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ છે સર્વવ્યાપક છે ભગવાનને હાથ પગ ઇન્દ્રિયો નથી એ અદ્રશ્ય છે એ અગોચર છે એ અગ્રાહ્ય છે અરૂપ છે એવા ભગવાન છે ઉપરાંત એ પગ વગર ચોખ્ખું લખ્યું છે પગ વગર ગતિ કરે છે હાથ વગર બધું ગ્રહણ કરે છે કાન વગર બધું સાંભળે છે નેત્ર વગર બધું જુએ છે આ શ્રુતિઓના અર્થ છે હમણાં બોલ્યા તો આ રીતે ભગવાનનું સ્પષ્ટ વર્ણન છે માટે અમે નિરાકાર કરીએ છીએ બહુ સારું તમે ભગવાનને શ્રુતિ વેદમાં લખ્યું છે કહ્યું છે એટલે ભગવાનને નિરાકાર માનો છો આ એક જ કારણ છે કે બીજું છે તો કે ના બીજું પણ છે તો બીજું શું છે બીજું કારણ એ છે કે બહુ સામાન્ય બુદ્ધિથી આપણે વિચારીએ ને તો પણ ભગવાન નિરાકાર છે એવું સમજાય છે કઈ રીતે કે ભગવાન નિરાકાર હોય તો જ સર્વવ્યાપક થઈ શકે જો ભગવાનને તમે સાકાર માનો તો ભગવાન સીમિત થયા લિમિટેડ થયા કન્ફાઇન્ડ થયા એક દેશી થયા એક દેશસ્થ થયા એક જગ્યાએ રહેવા વાળા થયા એક જગ્યાએ રહેતા હોય એ સર્વવ્યાપક કઈ રીતે થઈ શકે ન થાય આપણે આવડા છીએ તો ત્રણ બાયની ત્રણની જગ્યામાં કાં બેસી શકીએ કાં ઉભા રહી શકીએ પણ હવે અહીંયા હું છું તો હું સાકાર છું મૂર્તિમાન છું તો હું સર્વવ્યાપક નથી કારણ કે આખા હોલમાં હું નથી હું અહીં સીમિત થઈ ગયો એટલે આપણે સાકાર છીએ તો ત્રણ બાય ની ત્રણ ની જગ્યા જ રોકીને બેસી શકીએ પણ આખા હોલમાં આપણે સમાયે નહીં વ્યાપક થઈ શકીએ નહીં પણ વાયુ અને તેજ નિરાકાર છે તો આખા હોલમાં વ્યાપી જાય છે વળી જો તમે એમ કહો કે જીવ અણુ સરખો સૂક્ષ્મ છે અને એ જીવમાં પણ ભગવાન અંતર્યામી થઈને બેઠા છે તો અણુ સરખા જીવમાં સાકાર ભગવાન કઈ રીતે પ્રવેશ પામે માટે સામાન્ય રીતે જોતા પણ ભગવાન સાકાર નથી પણ ભગવાન નિરાકાર છે અચ્છા તો તમે આ રીતે તર્કથી કહો છો કે ભગવાન નિરાકાર છે આ બે કારણ છે ત્રીજું છે તો કે ત્રીજું છે ત્રીજું પણ કારણ છે શું કારણ છે ત્રીજું કારણ એ છે કે ભગવાન જો નિરાકાર હોય તો જ સર્વવ્યાપક હોય અને સર્વવ્યાપક હોય તો જ સર્વજ્ઞ હોય તો જ ખૂણે ખૂણો અણુ અણુ જાણી શકે જો ભગવાનને તમે સાકાર કહો તો વ્યાપક થઈ ન શકે સર્વત્ર ને સર્વત્ર વ્યાપક ન થાય તો અણુ અણુમાં શું થાય છે એને જ્ઞાન ન થાય તો ભગવાન તો સર્વજ્ઞ કહેવાય છે એમાં તો તમે ના નહીં પાડી શકો અને કેવા સર્વજ્ઞ છે યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સ્વતઃ સદા ભગવાન એક સાથે યુગપત બધું જાણે છે સર્વમ જાણે છે ખંડ ખંડ પણ નહીં વન બાય વન એમ પણ નહીં યુગપત એક સાથે અનંત કોટી બ્રહ્માંડમાં જાણે છે હજુ કેમ જાણે છે પ્રત્યક્ષ જાણે છે હું આમ તમને જોઉં એમ જાણે છે બીજા દ્વારા જાણે છે ના સ્વતઃ જાણે છે પોતે જાણે છે આ શ્રુતિ કે છે અને પાછો સદા જાણે છે આજે જાણે છે કાલે પછી રજા ઉપર ઉતરે છે એમ પણ નથી યુવેતી યુગપત સર્વમ સ્વતઃ સ્વતા તો એ સર્વજ્ઞ પરમાત્મા સાકાર હોય તો વ્યાપે નહીં વ્યાપે નહીં તો સર્વજ્ઞ ન થાય અચ્છા અચ્છા આ ત્રણ કારણોસર તમે ભગવાનને નિરાકાર માનો છો ચોથું છે તો ચોથું છે અચ્છા ચોથું શું છે ચોથું કારણ તો એ છે કે જો ભગવાનને સાકાર માનીએ તો આકાર હોય એ નાશવંત હોય આકાર નાશ પામી જાય તો ભગવાન પણ વિનાશી થાય અવિનાશી ન થાય તો ભગવાન તો અવિનાશી છે અવ્યયમ કહેવાય છે તો એને તમે સાકાર કહો એટલે મોટો દોષ આવે કે ભગવાન વિનાશી છે માટે નિરાકાર જ અખંડ અવિનાશી છે માટે ભગવાન નિરાકાર છે પણ સાકાર નથી એમ અમે માનીએ છીએ બહુ સારું બહુ સારું બહુ સારું બહુ સારું ભાઈ તમે ચાર કારણો સરસ માનો છો પાંચમું છે તો પાંચમું છે પાંચમું કારણ કયું છે કે વેદાદી શ્રુતિઓ વેદાદી શાસ્ત્રો ઉપનિષદોથી શાસ્ત્રો ત્યારથી લઈને આજ પર્યંત સુધી કેટલાય ઋષિઓ મહાત્માઓ સાધુઓ ભક્તો થયા છે એમના અનુભવ અને એના વચનો પ્રમાણરૂપ છે અને એમણે અનુભવ્યું છે ભગવાન એક રસ નિરંજન નિરાકાર છે એટલે એના અનુભવથી અમે પણ સ્વીકારીએ છીએ કેવળ શાસ્ત્રોના જ વચનોથી નહીં માનો કે અષ્ટાવક્ર ઋષિ છે જનક મહારાજ છે રૈક્વ છે ઉપનિષદના કબીર છે ગુરુ નાનક છે અરે આદિ શંકરાચાર્ય એ પણ બિલકુલ નજીકના પ્રમાણભૂત આચાર્ય છે એમની બ્રહ્માનુભૂતિ છે તો એમના વચનો અને એમનો અનુભવ પ્રમાણભૂત છે એટલા માટે અમે ભગવાનને નિરાકાર માનીએ છીએ બહુ સારો બહુ સારો આ પાંચ કારણો છે છઠ્ઠું છે તો કે ઘણા છે પણ હવે રેવા દો નહીતર સભા તમારી નિરાકાર થઈ જશે અચ્છા તો આટલા કારણોસર પાંચ કારણોસર અમે ભગવાનને નિરાકાર માનીએ છીએ હવે આપણે સાકારવાદીને પૂછીએ કે ભાઈ તમે ભગવાનને સાકાર માનો છો તો શા કારણોસર માનો છો બોલો સાકારવાદી તો સાકારવાદીઓ કહે ભાઈ અમે પણ ભગવાનને સદા સાકાર એટલા માટે માનીએ છીએ કે વેદ ઉપનિષદમાં ભગવાનનું સાકાર પણ નિરૂપણ છે અમે પણ એટલા જ માટે માનીએ છીએ વેદોમાં ઉપનિષદોમાં છે નિરૂપણ તો હા સ્પષ્ટપણે છે આત્મા એવ ઇદમ અગ્ર આશ્રિત પુરુષ વિધા વળી કહ્યું છે પુરુષો હવે નારાયણ વળી કહ્યું છે આત્માયમ પુરુષ વિધ વળી કહ્યું છે આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ વળી કહ્યું છે તસ્ય કપ્યાસમ પુંડરીકમ ઇતિવ અક્ષિણી હવે અનેક શ્રુતિઓ છે કે જેમાં સ્પષ્ટપણે કહ્યું છે કે પ્રથમ અગ્રે જે તત્વ હતું એ પુરુષ વિધહ હતું પુરુષાકાર નારાયણ હતા વિરાજિત હતા અને સુંદર અવયવો વાળા છે એને સુંદર હાથ છે સુંદર પગ છે સુંદર નેત્રો છે નેત્રો તો એવા સુંદર છે કમળ સેવા સુંદર નેત્રો છે તસ્ય કપ્યાસમ અક્ષિણી ઉંડરીકમ અક્ષિણી કમળ જેવી આંખડીઓ છે આ વર્ણન છે તમારી નજર સામે આનંદ માત્ર કરપાદ મુખોદરાદી અરે ઉદર મુખ હાથ પગ બધા અવયવો સમેત વર્ણન છે હા હા હા બહુ સાચી વાત છે સ્મૃતિમાં લખ્યું હોય શ્રુતિમાં લખ્યું હોય તો અમારે હા પાડવી જ પડે કે ભગવાન સાકાર છે બરાબર પણ નિરાકારવાદીઓની સામે દલીલ છે કે જો ભગવાન સાકાર હોય તો ભગવાન સર્વવ્યાપક ન થઈ શકે ભગવાન સર્વવ્યાપક ન હોય ભગવાન સર્વજ્ઞ ન હોય ભગવાન અખંડ અવિનાશી ન હોય એમાં તમારે શું કેવું છે આ જવાબ હવે મારે તમારે આપવાનો છે કારણ કે આપણે સાકારપણે માનીએ છીએ આપણે સાકારવાદી છીએ ભગવાનનો સાકારપણે ઉપાસન કરીએ છીએ એટલે આ જવાબદારી આપણી છે અને આપણે સાકાર ભગવાન એટલા માટે માનીએ છીએ કે આપણને ભગવાન સ્વામિનારાયણે ભગવત સ્વરૂપનું સાકારપણે નિરૂપણ બતાવ્યું છે તો હવે આપણે જ વચ્ચેથી હટી જઈએ અને ભગવાન સ્વામિનારાયણ સાકાર નિરૂપણ વિશે વચનામૃતમાં ઓલ ઓવર શું શું કહે છે એ જ જોઈ લઈએ વાત ફિનિશ એ શું જવાબ આપે છે કે ભગવાન સાકાર છે કે નિરાકાર તો સાકાર છે તો એમાં સર્વવ્યાપક સર્વજ્ઞતા જે છે એ બધું આપ સમજાવો અચ્છા તો શ્રીજી મહારાજ સૌ પ્રથમ પંચાળાનું સાતમું અને આ પ્રથમનું પિસ્તાલીસમું એમાં વેદની શ્રુતિઓનું જ પ્રમાણ આપે છે કે ભાઈ વેદ છે પ્રમાણભૂત છે તો વેદોમાં શ્રુતિ જ છે કે સ જ્યારે પ્રલયકાળ વર્તતો હતો સૃષ્ટિનો પ્રારંભ કાળ હતો સૃષ્ટિ હતી નહીં પ્રલય હતો હવે સૃષ્ટિનો પ્રારંભ થવાનો છે ત્યારે ભગવાને સઈક્ષત ભગવાને જોયું એમ શ્રુતિ કહે છે વેદ કહે છે તો જો જોયું તો શું ખાલી આંખ જ હોય હાથ પગ પણ હોય એટલે ભગવાનનું સાકાર પ્રતિપાદન વેદોએ કર્યું અહીંયા ઈક્ષતનો અર્થ ઘણા લોકો એમ કહે છે કે ઈક્ષત એટલે સંકલ્પ કર્યો સહસંકલ્પિતવાન એને સંકલ્પ કર્યો સારું સંકલ્પ કરો એમ જો કહો તો સંકલ્પ કરનાર પણ કોઈ સાકાર હોય એનો ધારક હોવો જોઈએ સંકલ્પ ક્યાં થાય એટલે સાકાર રૂપનું પ્રતિપાદન થયું વળી શ્રીજી મહારાજે કહ્યું કે એ સૃષ્ટિકાળે પુરુષેણ આત્મના વીર્યમાધત્ત વીર્યવાન પુરુષેણ આત્મભૂતેન વીર્યમાધત વીર્યવાન એ પરમાત્માએ પુરુષ રૂપે થઈને માયામાં બીજ મૂક્યું માટે ભગવાન પહેલેથી જ સાકાર હતા એવું શ્રુતિમાં વેદમાં પ્રતિપાદન છે બરાબર પણ હવે જે પ્રશ્ન છે એ મૂળ કે ભગવાન સાકાર થકા મૂર્તિમાન થકા સર્વવ્યાપક સર્વજ્ઞ કઈ રીતે છે મૂર્તિમાન હોય તો સાકાર કઈ રીતે હોય સર્વવ્યાપક કઈ રીતે હોઈ શકે હા આપણે બિલકુલ સામાન્ય બુદ્ધિથી જોઈએ પચીસ ત્રીસ ફૂલનો ગુલદસ્તો બનાવી અને આ મને કોઈ આપે અને હું એને અહીંયા ફૂલવાઝમાં ફૂલદાનીમાં મૂકું તો એ ગુલદસ્તો છે ફૂલદાનીમાં ગુલ રહેલો ગુલદસ્તો સાકાર છે મૂર્તિમાન છે અને એને જગ્યા રોકી છે એક ફૂટની અહીંયા જ પીડ્યો છે એમાં અચાનક પેલા છેલ્લા એન્ટ્રન્સથી કોઈ પ્રવેશ કરે છે અને ઈ કે ફાઇન સ્મેલ છે ક્યાંથી આવે છે હા એ રહ્યો ગુલદસ્તો ત્યાંથી સુગંધ આવે છે ગુલદસ્તો અહીંયા હતો પણ એક સુગંધ રૂપે આખા હોલમાં વ્યાપક થયો કે નહીં થયો અચ્છા એક મીણબત્તી મીણબત્તી તમે જો હવે તો આવી આવી મીણબત્તી આવે છે ને કાંડા જેવી બહુ મોટી આવે છે અહીંયા ઉપર એવી મીણબત્તી પડી હતી મેં કીધું આ છે શું મને કે મીણબત્તી મેં કીધું આ મીણબત્તી નથી આ ફાધર ઓફ મીણબત્તી છે મીણબત્તો છે આ આવો મોટો દંડો મેં કીધું આ ડોબાને માર્યું તો ડોબી મરી જાય એ મીણબત્તો અહીંયા મૂકો ફૂટ દોઢ ફૂટની જગ્યા રોકે છે પણ એને તને જલાવો અને જ્યોત જલે ફ્લેમ થાય તો આખા હોલને પ્રકાશથી ભરી દે છે એક મીણબત્તી પ્રકાશ દ્વારા આખા હોલમાં વ્યાપી કે નહીં એક ફૂલનો ગુલદસ્તો સુગંધ દ્વારા આખા હોલમાં વ્યાપ્યો કે નહીં ભૌતિક સાકાર વસ્તુ પણ જો સુગંધ દ્વારા પાંચ પચીસ ફૂલ સુગંધ દ્વારા એક નાનકડી મીણગતિ પ્રકાશ દ્વારા જો વ્યાપક થઈ શક્તિ હોય તો પુરુષોત્તમ નારાયણ પોતાની શક્તિથી અનંત બ્રહ્માંડોમાં વ્યાપક ન થઈ શકે થઈ શકે પણ કઈ રીતે થાય છે તો શ્રીજી મહારાજે વરતાલનું તેરમું મધ્યનું દસમું પ્રથમનું છાસઠમું અને આ પિસ્તાલીસ એ કઈ રીતે વ્યાપક થાય છે એ બતાવ્યું છે એમાંથી હું પિસ્તાલીસમું ખાલી થોડું વાંચું એ ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે અને મહા તેજોમી મૂર્તિ છે અને અંતર્યામીપણે કરીને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે અને શ્રુતિએ પણ એમ કહ્યું છે જે ભગવાન માયા સામુ જોતા હતા જ્યારે જુએ ત્યારે શું એની એકલી આંખ જ હોય હાથ પગ પણ હોય માટે સાકાર રૂપનું પ્રતિપાદન થયું અને વળી જેમ સમગ્ર જળ છે તેના જીવરૂપ જે વરુણ તે પોતાના લોકને વિશે સાકાર છે ને જળ નિરાકાર કહેવાય છે અને જેમ અગ્નિની જ્વાળા તે નિરાકાર કહેવાય છે અને તેના દેવતા જે અગ્નિ તે અગ્નિલોકને વિશે સાકાર છે અને જેમ સમગ્ર તડકો તે નિરાકાર કહેવાય છે અને સૂર્યના મંડળને વિશે જે સૂર્યદેવ છે તે સાકાર છે તેમ સચ્ચિદાનંદ જે બ્રહ્મ તે નિરાકાર છે અને પુરુષોત્તમ ભગવાન તે સાકાર છે અને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે પુરુષોત્તમ ભગવાનનું તેજ છે પોતાની મૂર્તિના તેજે કરીને ભગવાન સર્વત્ર વ્યાપક છે એક મીણબત્તી વ્યાપી શકે છે પ્રકાશથી તો ભગવાન સદા સર્વદા સાકાર છે પણ પોતાની મૂર્તિના તેજે કરીને અનંત કોટી બ્રહ્માંડોમાં વ્યાપક છે બરાબર નિરાકારવાદી કહે કે સારું એટલું અમે સ્વીકારીએ કે ભગવાન પ્રકાશ દ્વારા અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપ્યા પણ એ વસ્તુ ગળે નથી ઉતરતી કે એવું તે ભગવાનનું પુરુષ વિધય એટલે સાકાર સ્વરૂપ એવું તે કેવું કે એમાંથી એટલો બધો પ્રકાશનો ધોધ નીકળે કે જે અનંત કોટી બ્રહ્માંડમાં ફેલાઈ જાય એક ગળે નથી ઉતરતું પ્રકાશ નીકળે નીકળે અમુક મર્યાદામાં નીકળે પણ અનંત કોટી બ્રહ્માંડોમાં એવો તે કેવો ધોધ નીકળે નીકળે આ ટ્યુબલાઇટ આપણાથી કેટલામાં ભાગની છે છતાં એમાં પ્રકારનો ધોધ નીકળે છે અરે હિલોજન તો વેચની હોય કેટલો ધોધ નીકળે છે એનો સોર્સ આપણે જાણીએ છીએ એટલે આશ્ચર્ય નથી થતું પણ આમાં કયા સોર્સથી પ્રકાશ નીકળે છે એ આપણે જાણી નથી શકતા પણ એમાંથી જ પ્રકાશ નીકળે છે મનાય છે તક ના પ્રમાણ આપીએ ભગવદ્ ગીતાના અગિયારમા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવ્યું અને જેવું વિશ્વરૂપ પ્રગટ્યું અનંત બાહુદર વક્ત્ર નેત્રમ છવાઈ ગયા અને એમાંથી એટલો પ્રકાશ એટલો પ્રકાશ એટલો પ્રકાશ તો શું કહ્યું અર્જુને ઓહો મહારાજ દિવી સૂર્ય સહસ્ર છે આકાશમાં એક સાથે બે પાંચ નહીં હજારો સૂર્ય ઉગ્યા હોય અને એનું તેજ થાય એ તેજ આની આગળ મામૂલી પડે આવું તેજ છે ક્યાંથી નીકળ્યું ક્યાંથી નીકળ્યું મૂર્તિમાંથી જ નીકળ્યું છે પ્રમાણ છે આપણી કોઈ મનઘડત વાત નથી એ મૂર્તિમાંથી જ નીકળ્યું પરંતુ એ મહાભારતના કુરુક્ષેત્રના મેદાનમાં જે અનંત કોટી સૂર્યનો પ્રકાશ નીકળ્યો તો છતાં અર્જુન સિવાય બીજું કોઈ જોતું નહોતું કોઈ બેળ્યો નહોતો કોઈ દાયજો નહોતો અને છતાં તે જ હતું અર્જુન જોતો હતો સાક્ષાત જોતો હતો ક્યારે જોતો હતો દિવ્યમ દદામી તે ચક્ષ ભગવાને પેલા એનું સર્જરી કરી નાખી ઓપરેશન કર્યું દિવ્ય ચક્ષુ આવ્યા હવે આનાથી તું જોઈ શકીશ સીધો સાધો અર્થ કરો ભાઈ ભગવાનની મૂર્તિમાંથી જ અદભુત તેજ નીકળે છે પણ દિવ્ય ચક્ષુ એટલે ભગવાનની કૃપા વગર દેખાતું નથી ક્યાં મૂર્તિમાંથી નીકળે છે ક્યાંથી નીકળે છે એટલે જો ભગવત કૃપા થાય તો જ દેખાય કે આ તેજ પેલી મૂર્તિમાંથી નીકળે છે ચોમાસું હોય હમણાં બધું આ બધું ડામાડોળ થઈ ગયો છે ને તો આમ છવાયેલું વાદળ છાયું વાતાવરણ રહે છે આમ દિવસ છે પ્રકાશની અનુભૂતિ થાય છે પણ વાદળા એટલા બધા ચોમાસામાં છવાયેલા હોય ને કે સૂર્યનું બિંબ ક્યાં છે એ તમે ગોતી ન શકો આવું તો તમે અનુભવ્યું છે ને કે સૂર્ય અસ્ત થવા આવ્યો કે પછી જે મધ્યાને છે છતાં પ્રકાશની અનુભૂતિ થાય છે રાત્રિ જેવું ઘનઘોર અંધારું નથી સર્વક્રિયા કરી શકીએ છીએ અને છતાં સૂર્યનું બિંબ ક્યાં છે એ હું તમે જોઈ નથી શકતા હવે તમે સપોઝ ધારો કે ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ કે જ્યાં છ મહિનાની રાત્રે છ મહિનાનો દિવસ છે પણ એવો કોઈ મુલ્ક હોય જ્યાં જ્યાં કોન્સ્ટન્ટ દિવસ જ રહે ક્યારે રાત્રિ આવતી જ ન હોય અને છતાં પાછું સતત વાદળ છાયું વાતાવરણ રહેતું હોય ક્યારેય વાદળો હટતા ન હોય તો પ્રકાશ તો છે અને ત્યાં જે પ્રજા જીવે છે એને પ્રકાશની અનુભૂતિ છે પણ હવે તમે એને સમજાવવા જાઓ કે આ પ્રકાશ છે સૂર્યના બિંબમાંથી નીકળે છે માનવા તૈયાર ન થાય હાટરે સૂર્ય વળી શું અરે તેજનો ગોળો ધગધગતો એમાંથી આ બધું નીકળે જતો રહે માર ખાઈશ કોને બનાવવા આવ્યો છે બસ આવી જ રીતે આ સર્વત્ર વ્યાપક જ છે તેજ કયા બિંબ છે ક્યાંથી નીકળે છે એવો વળી ગોળો હોય ધગધગતો હોય ખોટું છે માને એને ખબર નથી શા માટે ખબર નથી આવરણ છે આવરણ છે આડું એટલે ગમે તેટલી ઊંચી સ્થિતિ કદાચ આવી જાય તેજનું દર્શન થઈ જાય તો એટલું આવરણ રહી જાય કે તેજ ક્યાંથી નીકળે છે ખબર ના પડે મૂર્તિમાંથી નીકળે છે દેખાય નહીં દેખાય તેજ ખરું પણ ક્યાંથી નીકળે છે ન જોઈ શકે કારણ કે આવરણ આડું છે એ આવરણ અજ્ઞાનનું પણ હોઈ શકે અને અસમર્થતાનું પણ હોઈ શકે હમણાં તમે બે ત્રણ દિવસ પહેલા આ બધી આવરણની જ કથાઓ અષ્ટ આવરણ ભેદવાની બધી કથાઓ માધવજી સ્વામી થકી સાંભળી તો એ અષ્ટ આવરણો કાપી નાખે તોય અજ્ઞાનનું આવરણ રહી જાય અજ્ઞાનનું આવરણ કાપી નાખે તો છેલ્લે અસમર્થતાનું આવરણ રહે ભલે હવે તેજ દેખાય છે પણ અસમર્થતા છે મૂર્તિને જોઈ નથી શકતો મેં એવી બહુ વખત પહેલા એક કથા વાંચેલી ઋષિઓમાં ભારે વિવાદ થયો કે ભગવાન સાકાર છે કે નિરાકાર ફેંસલો કરી નાખો બહુ ચર્ચા કરી બહુ ચર્ચા કરી ઋષિઓ જ્ઞાતા વેદના શ્રુતિઓના જીહવાગ્રે શાસ્ત્રો હે ભાઈ પણ હવે નિવેડો ન આવે એક ડાહ્યા ઋષિ હતા ને ઉભા થયા તાળી પાડી ભાઈઓ મિત્રો ગુરુઓ વડીલો આવી રીતે આ પ્રશ્નનું નિરાકરણ નહીં થાય મારી સલાહ માનો તો એક છે હું તમને રસ્તો બતાવું શું તો આ સામે આપણો જે ઓરડો છે એ ઓરડાને આપણે બહારથી બંધ કરો અને એની બહાર સામે બેસીને આપણે એક પહોર એટલે ત્રણ કલાક સુધી આપણે ભગવાનની પ્રાર્થના કરીએ અને પછી ઓરડો ખોલીએ જેવું ભગવાન પોતાનું સ્વરૂપ હોય એ આપણને દર્શાવે એટલે નિર્ણય મારા કીધું રાઈટ અને તમામ ઋષિઓ પછી ઓરડો આગળથી બંધ કર્યો અને એક પહોર સુધી ભગવાનની ખૂબ દિલથી પ્રાર્થના કરીને પછી પેલા કહેતા હતા એ જ ઋષિ દ્વારા બધા ઉભા થઈ ગયા તાલાવેલી છે ને આજે નિર્ણય થવાનો છે જજમેન્ટ થવાનું છે ફેંસલો હોય ત્યારે કોર્ટની આગળ કેવું બધું હોય મોબાઈલ પર મોબાઈલ મોબાઈલ ટુ મોબાઈલ બધા ઋષિ ઉભા થઈ ગયા એક દ્રષ્ટિ આમ શું નિર્ણય આવે છે શું નિર્ણય આવે છે એમાં પેલા ઋષિએ બારણું ખોયલું ને તેજ તેજ તેજ તેજ તેજ તેજ તેજ અને જે નિરાકાર માનતા હતી કે નિર્ણય થઈ ગયો નિર્ણય થઈ ગયો ભગવાન નિરાકાર છે તેજ પુંજ છે નિરાકાર છે તેજ પુંજ છે હાલ્યા ભાગ્યા બધાને કેવા માંડ્યા ભગવાન કેવો નિરાકાર કેવો તેજપુંજ કેવો નિરાકાર કેવો તેજ તેજપુંજ નિર્જન નિરાકાર અહો ગયા ગાજતા સાકાર ઉપાસી જે ઋષિ હતા ને ઉભા રહ્યા ધીમે ધીમે ની આંખો પેલા પ્રકાશથી ટેવાઈ ત્યાં તો અંદરથી સદા દિવજ દિવ્ય સદા સાકાર એવા ભગવાનના દર્શન થયા ઋષિઓ ઓ મહારાજ પ્રભુ ધન્ય હો આપ સદા સર્વદા સાકાર છો પેલા જોઈ ન શક્યા આમણે ધીરજ રાખી આંખો ટેવાઈ સમર્થ થયા તો ક્યાંથી તેજ નીકળે છે દેખાય એટલે ભગવાનની મૂર્તિમાંથી જ તેજ નીકળે છે બિલકુલ સાદી કથા પણ કઈ કેટલું દીધું કયો જઈ તમને ગમીને અસમર્થતાનો આવા નીકળે છે પેલા મૂર્તિમાંથી તે એટલે શ્રીજી મહારાજ પ્રથમના છાસઠમાં કહે છે કે ભગવાનને શાસ્ત્રમાં તેજના પુંજ કહ્યા છે પણ એ તેજ મૂર્તિ વિના ન હોય અને એ સર્વત્ર વ્યાપક જે તેજ છે એ ભગવાનની મૂર્તિનું તેજ છે અને અહીંયા પણ આ પિસ્તાલીસમાં વચનાવ્રતમાં એમ કહ્યું કે સર્વત્ર વ્યાપક એવો જે તડકો પ્રકાશ એ નિરાકાર છે પણ સૂરજનું બીમ છે સૂર્યનું બીમ એ સાકાર છે જળ છે એ નિરાકાર છે વરુણદેવ સાકાર છે અગ્નિની જ્વાળા નિરાકાર છે પણ અગ્નિદેવ સાકાર છે એમ સર્વત્ર વ્યાપક એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ એ નિરાકાર છે પુરુષોત્તમ ભગવાન સાકાર છે અને સર્વત્ર વ્યાપક એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે સદવા સર્વદા સાકાર એવા પુરુષોત્તમ ભગવાન એની મૂર્તિનું તેજ છે મગજમાં આવ્યું કઈ આવ્યું એટલે નિરાકારવાદીઓ બીજો પ્રશ્ન કર્યો કે ઠીક છે તમે આટલી બધી માથાકૂટ કરો છો એટલે સમજી લઈએ કે ભગવાન તેજ દ્વારા એ સર્વત્ર વ્યાપક છે થઈ શકે હવે આમાં તો કેટલી ના પાડવી થાકી ગયા પરંતુ તેજ વ્યાપક હોય તેજ દ્વારા એ વ્યાપક હોય તો તેજ તો જળ હોય તેજમાં જ્ઞાન ન હોય જેવી રીતે કીડી ચાલી જાય છે ને આડી આંગળી કરીએ તો હટીને ખસીને આઘી ચાલે કારણ કે એ જળ નથી ચૈતન્ય છે એટલે એમાં જ્ઞાન છે પણ આ સૂર્યનો પ્રકાશ સર્વત્ર વ્યાપક છે એ તો જળ છે એમાં જ્ઞાન નથી એમ જો ભગવાન તેજ દ્વારા એ સર્વત્ર વ્યાપક હોય તો તેજ તો જળ છે અને જળ હોય તો જ્ઞાન નથી અને જ્ઞાન નથી તો સર્વજ્ઞ નથી ભગવાન તો ભગવાન સર્વજ્ઞ કઈ રીતે થાય એટલે શ્રીજી મહારાજે લોયાના ચોથા વચન કહ્યું કે પોતે ભગવાન પોતાના દિવ્ય ધામમાં એક ઠેકાણે રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડમાં અંતર્યામી શક્તિથી અણુ અણુમાં બેઠા છે પોતાની બ્રહ્મરૂપ અંતર્યામી શક્તિથી અણુ અણુમાં સર્વત્ર વ્યાપીને બેઠા છે અંતર્યામી શક્તિથી બ્રહ્મરૂપ અંતર્યામી શક્તિથી પછી બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું કે જુઓ વ્યાસજીને ત્યાં સુખદેવનો જન્મ થયો અને સુખદેવજી જન્મતાની સાથે ભાગ્યા તો પિતૃમોહને લીધે વ્યાસજી ભગવાન વ્યાસજી એની પાછળ દોડ્યા હે સુખ ઉભા રહો હે સુખ ઉભા રહો સુખદેવજી ઉભા રહેતા નથી અને પહોંચી પણ શકતા નથી કારણ કે પોતે વૃદ્ધ છે દીકરો યુવાન છે એટલે એમને સ્થાવર જંગમ પર્વત પહાડ વૃક્ષો જળ સ્થળ બધામાં વ્યાપી પ્રવેશ કરી અને પોકાર કર્યો હે બેટા સુખ હે બેટા સુખ ઉભો રહે ઉભો રહે તો સામે આ ભાગવતમાં પ્રમાણ છે તો સામે સુખદેવજીએ પણ સ્થાવર જંગમમાં પ્રવેશ કરીને હુંકાર દીધો જવાબ દીધો રિપ્લાય દીધો કે પિતાજી કોણ કોનો દીકરો કોણ કોનો બાપ પાછા વળી જાઓ હું પાછો વળનાર નથી આ વાત કહીને શ્રીજી મહારાજ કહે છે કે આવા સુખદેવ જેવા સિદ્ધ યોગી પણ જો સ્થાવર જંગમ સર્વત્ર જગતમાં વ્યાપવાને સમર્થ હોય તો શું ભગવાન વ્યાપી ન શકે અને સર્વજ્ઞ ન થઈ શકે સર્વજ્ઞ ન જાણી શકે કારણ કે ભગવાન તો યોગેશ્વર છે યોગીઓના પણ ઈશ્વર છે અને સર્વે યોગ કળાના તો નિધિ છે માટે ભગવાન સર્વજ્ઞ હોય એમાં શું કહેવાનું વરી વરતાલના તેરમાં વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે જેમ કોઈ સિદ્ધ દશાવાળો મોટો પુરુષ હોય તો હજારો લાખો ગાઓ હજારો ને લાખો ગાઉ ઉપર જે વાત થતી હોય એને પાસે બેસીને વાત સાંભળે એમ સાંભળે છે અને હજારો લાખો ગાઉ ઉપર કોઈ વસ્તુ પડી હોય તો મનુષ્ય જેવડા હાથે કરીને એને ઉપાડી લે છે ગ્રહણ કરે છે આવી દૂરદર્શન અને દૂર શ્રવણની સિદ્ધિ જો એક આવા સિદ્ધ યોગીમાં હોય કે જે ભગવાનના ઉપાસનાના બળે કરીને પામ્યો છે તો ભગવાનમાં આવી સિદ્ધિ હોય એમાં શું કહેવાનું એટલે દૂર દૂર એ ગ્રહણ કરી શકે દૂર દૂર એ સાંભળી શકે દૂર દૂર એ જોઈ શકે એટલે શ્રીજી મહારાજ અહીંયા કહ્યું કે અંતર્યામી પણ એ કરીને જીવ ઈશ્વરને વિશે વ્યાપક એવું જે પુરુષોત્તમ ભગવાનનું બ્રહ્મરૂપ તેજ તે નિરાકાર છે તો પણ જીવ ઈશ્વર સર્વને તેમના કર્મને અનુસારે યથા યોગ્યપણે કર્મના ફળને દેવાને વિશે નિયંતા પણ છે ને સાકારની પેઠે નિયંતારૂપ ક્રિયાને કરે છે માટે તે તેજને પણ સાકાર જેવું જાણવું એવી રીતે ભગવાન પુરુષોત્તમ તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી અને જે નિરાકાર કહે છે તે સમજતા નથી એક સિદ્ધ યોગી પણ જો આ રીતે વ્યાપીને સર્વજ્ઞ થઈ શકતો હોય ઐશ્વર્યથી સિદ્ધિથી તો ભગવાનમાં આવી યોગેશ્વર સિદ્ધિ હોય એમાં શું નવી નવાય કે એ સર્વજ્ઞ ન થઈ શકે હા હસ્તિનાપુરમાં દ્રૌપદીના વસ્ત્રાહળનો પ્રસંગ થયો શ્રી કૃષ્ણ તો દ્વારિકા હતા અને અહીંયા દ્રૌપદી હા કૃષ્ણ કહ્યું અને કૃષ્ણ હાજર થયા સર્વજ્ઞતા છે કે નહીં વ્યાપક વગર તો શક્ય નથી હવે દ્રૌપદી જાય મંદિરમાં જાય ઘંટ વગાડે આરતી કરે એવો તો ચાન્સ હતો નહીં તો સર્વજ્ઞ થયા કે નહીં સર્વવ્યાપક થયા કે નહીં હા એટલે ભગવાન પોતાની બ્રહ્મરૂપ અંતર્યામી શક્તિએ કરીને સર્વત્ર જાણે છે અને તે જે કરીને બ્રહ્મરૂપ તેજે કરીને સર્વત્ર વ્યાપક છે સારું એટલે નિરાકારવાદી કહે કે ભાઈ સર્વ વ્યાપક છે સર્વજ્ઞ છે એ તો સમજ્યા પણ ભગવાનનો આકાર હોય તો આકાર હોય તો નાશ પામી જાય નામ તેનો નાશ અને આકાર તેનો રકાશ એ તો બધું નાશ પામી જાય નિરાકાર હોય અખંડ રહે તો ભગવાનનો આકાર એવો કે કેવો કે જે નાશ ન પામે માટે ભગવાનનો આકાર નાશ પામી જાય ઠીક તમે શું બોલ્યા કે નિરાકાર હોય અખંડ હોય હા બરાબર આ આકાશ છે એ નિરાકાર છે કે સાકાર એ તો નિરાકાર છે નિરાકાર છે ને હા યાદ રાખજો કે તમે નિરાકાર બોલ્યા તો હા નિરાકાર છે બોલવાનું યાદ રાખવાનું શું હોય નિરાકાર જ છે પેલો નિરાકાર વધી અચ્છા તો જ્યારે આ પ્રલય થાય છે ત્યારે આ દેખાતો આકાર આકાશ એ તો લઈ પામી જાય છે શાસ્ત્રો કે છે તો તમે કહો છો કે નિરાકાર હોય અખંડ રહીએ છે તો અખંડ તો રહ્યું નહીં આ નિરાકાર હતું તો જતું રહ્યું નિરાકારવાદી કે અરે ભલા માણસ એ નિરાકાર રહે છે અખંડ બરાબર છે આ નાશ પામ્યું લઈ પામ્યું અર્થાત આ ભૌતિક આકાશ છે ચિદાકાશ નાશ નથી પામતો એ અખંડ રહે છે ત્યારે આપણું એ જ કેવું છે ભલા માણસ કે જો ભૌતિક નિરાકાર તત્વ કે પદાર્થ નાશ પામતું હોય કે લય પામતું હોય તો ભૌતિક આકાર જ નાશ પામે છે કે લય પામે છે જેમ ચિદાકાશ નાશ નથી પામતો લય નથી પામતો એમ ચૈતન્ય ભગવાનનો જે આકાર છે નાશ પામતો નથી એ સદા સર્વદા રહે છે ઓ સદા સર્વદા રહે છે હા વેદમાં પ્રમાણ છે વેદમાં પ્રલય થાય તો પ્રલય થાય તો એ આકાર નાશ નથી પામતો બતાવો બતાવો વેદમાં કહા લિખા અચ્છા સુનો વેદ મેં લિખા હે ન સત આસિત ન અસત આસિત તદાનીમ તમ આસિત જ્યારે પ્રલય વર્તતો હતો ત્યારે ગાઢ અંધકાર હતો લખ્યું છે તો કે હા એ છે લખ્યું છે પછી શું હતું તમસઃ પરસ્તા જ્યોતિરાશિત એ ગાઢ અંધકારને પાર એક દિવ્ય જ્યોતિ પ્રકાશ રેલાતો હા લખ્યું છે હા લખ્યું છે દિવ્ય પ્રકાશ રેલાતો એ પ્રકાશમાં શું હતું વેદાહા પુરુષમ મહંતમ આદિત્ય વર્ણ તમસ પરસ્તા એ જ્યોતિ પ્રકાશ રેલાતો હતો એમાં પુરુષાકાર નારાયણ બિરાજમાન હતા મહાપુરુષ એટલે અનેક બીજા નિત્ય પુરુષો મુક્ત હતા એની વચ્ચે દિવ્ય સિંહાસન ઉપર પુરુષોત્તમ નારાયણ બિરાજમાન હતા આ શ્રુતિએ કહ્યું છે અહીંયા તો પ્રલય વર્તતો હતો તો એ આકાર નાશ નથી પામ્યો એ હકીકત સાબિત થાય છે હા દેટ્સ યુ આર રાટ કે એ ત્યારે હતો અને પાછો એને સ ઈક્ષ હતો ત્યારે પાછું ઈક્ષણ કર્યું એટલે કાળ એને ખાઈ શક્યો નથી એટલે ભગવાનનો આકાર સદા સર્વદા સાકાર છે એમાં કોઈ મિનમેખ વગરની વાત નથી બરાબર એટલે શ્રીજી મહારાજ કહે કાર્યાણીના સાતમા વચનામૃતમાં કે ભગવાનને વેદાંત શાસ્ત્ર એ અરૂપ છે અછેદ્ય છે અભેદ્ય છે નિર્ગુણ છે નિરાકાર છે એવું જે નિરૂપણ કરે છે એ જીવના હૃદયમાંથી ભગવાન પ્રત્યે જે માયિક ભાવ છે એ ટાળવા માટે કરે છે કે મારા તમારા જેવા એના આકાર નથી જુઓ શ્રીજી મહારાજની વાત જુઓ તમે કે આપણા જેવા પાંચ ભૌતિક છે શરીરના હાથ પગ કર ચરણ એવા એના હાથ પગ કર ચરણ નથી માયિક કર ચરણાદિકનો નિષેધ કરવા માટે અને જીવના હૃદયમાંથી ભગવાન પ્રત્યે રહેલો માયિક ભાવ ટાળવા માટે શાસ્ત્ર એમને અછેદ્ય અભેદ્ય અરૂપ નિરિન્દ્રિય એવી રીતે વર્ણન કરે છે પ્રથમના ચોસઠમાં વચનાત્મા મહારાજ એમ કહ્યું બહુ સરસ છે પણ એ વચના જ્યારે આવશે ત્યારે એનો આપણે શાસ્ત્રી થોડું કંઈક જેટલું અકલ પડશે એટલું કરશું પણ એમાં બહુ ચાવી આપી દીધી છે સાકાર નિરાકાર એમાં આપણે એટલું જ જોઈએ ભગવાને એમ કહ્યું શ્રીજી મહારાજે કે અરૂપ એવો જે આત્મા એના દ્રષ્ટા તરીકે જ્યારે ભગવાનને વર્ણવ્યા હોય ત્યારે ભગવાનને નિર્ગુણ નિરાકાર સર્વત્ર વ્યાપક એવું શાસ્ત્રોમાં નિરૂપણ હોય અર્થાત શાસ્ત્રમાં જ્યાં જ્યાં આવે છે કે ભગવાન નિરિન્દ્રિય છે હાથ પગ વગરના છે કાન વગરના છે વ્યાપક છે નિરાકાર છે એ આ સર્વત્ર વ્યાપક જે બ્રહ્મરૂપે ભગવાન છે એનું વર્ણન છે સમજાયું ભગવાન પોતે દિવ્ય તેજ બ્રહ્મરૂપ અંતર્યામી શક્તિ અને બ્રહ્મરૂપ તેજે કરીને જે સર્વત્ર વ્યાપક છે એનું જયારે વેદો શ્રુતિઓ શાસ્ત્રો વર્ણન કરે છે આંગળી બતાવે છે ત્યારે કહે છે અરૂપ છે નિરંજન છે નિરાકાર છે નિરેન્દ્રિય છે એ એ ભગવાનના સ્વરૂપનું એવી રીતે વર્ણન છે પણ આવા શબ્દો જ્યારે જ્યારે શ્રીજી મહારાજ કે શાસ્ત્રમાં આવે છે ત્યારે ત્યારે વાંચનારને સાંભળનારની બુદ્ધિ ભ્રમી જાય છે અને કે જુઓ આમાં ભગવાનને તો નિરાકાર નિરંજન નિર્ગુણ કહ્યા છે અરૂપ કયા છે નિરેન્દ્રિય કયા છે જીવની બુદ્ધિ ભ્રમી જાય છે શ્રીજી મહારાજ કહે એવા કહેનારાને શાસ્ત્રનો મર્મ સમજાયો નથી કે ભાઈ આ શું કહે છે એટલે પ્રથમના છાસઠમાં કહ્યું કે એકાંતિક ભક્ત થયા વગર શાસ્ત્રના યથાર્થ અર્થ સમજાય જ નહીં એકાંતિક ભક્ત હોય એને યથાર્થ સમજાય બાકી ન સમજાય અમદાવાદનો એક ડોક્ટર એ મુંબઈ ગયો જૂનો જમાનો જ્યારે આ બધા ટેલિફોન ને આંતે એવું બધું નહીં ઘણા દિવસ રોકાણો પછી ત્યાંથી એણે એની પત્નીને કાગળ લખ્યો કે હું બીજી જાન્યુઆરી અમદાવાદ આવું છું ગુજરાત મેલમાં આવું છું સવારે છ ને પચાસે આવું છું તું ગાડી લઈને આવજે ને મને રિસીવ કરી જજે ડોક્ટર ઇંગ્લિશમાં કાગળ લખ્યું એ કાગળ અહીંયા આવ્યો બીજી જાન્યુઆરી આવી એટલે ડોક્ટર મુંબઈથી ગુજરાત મેલમાં નીકળીને અમદાવાદ રેલવે સ્ટેશને ઉતર્યો પત્ની લેવા જ આવી નહીં એવો ખીજાયો તમે વિચાર કરો એવો ખીજાયો મારી જેમ એવો ખીજાયો કરે ઘરે ગયો ઘરે ગયો તેની પત્ની તો જોઈ રહી કઈ પણ સાંભળ્યા વગર સીધો એટલો ગુસ્સે થયો કે તું મૂર્ખ છો અબૂજ છો જડ છો અક્કલનો છાંટો નથી આના કરતા તું વહી ગઈ હોય તારા પિયર તો સારું હતી મેં તને રીતસર કીધું તું કાગળ લખીને કે હું બીજી તારીખે સવારે આટલા વાગે ગુજરાત મિલમાં આવું છું તો તારા બાપનું જતું તું શું તારે ગાડી લઈને અવાય નહીં પત્ની અવાક પથ્થરની જેવી કાપો તો લોહી નો નીકળે હું તને કઉ છું બુડથલ લેવા કેમ ના આવી મારે ક્રેડિટ નો સવાલ છે હું પરણેલો છું ગાડી લઈને વાઈફ તેડવા ના આવે એટલે માણસ શું કહેવાય આઈ એમ નોટ વાંઢા બેચલર અને તું આવી નહીં પણ પત્નીનો સીન જોયો ને ડોક્ટર ગભરાઈ ગયો આ મરી જશે મારાથી વધારે દખાઈ ગયું એટલે ડોક્ટર તરત પણ તું કાંઈક મોઢામાંથી તો ફાઈટ કાંઈક તો બોલ પણ હું શું બોલું તમારો કાગળ આવ્યો ઇંગ્લિશમાં તમને ખબર છે કે ડોક્ટરના અક્ષર કોઈ ઉકેલી ન શકે મને થયું કોઈ ન ઉકેલે મેડિકલ વાળા ઉકેલે હું મેડિકલ વાળા પાસે લઈને કહી તો મને એને દવાની બે બોટલ અને પચાસ ગોળી બાંધી દીધી એ અડધી દવા હું ખાઈ ગઈ મારું હું તારે એક ડોક્ટરનો કાગળ નો ઉકેલી શકાય તો હું શાસ્ત્ર ઉકેલી શકાય શું ભલા મળે મારે સામે જોવો છે શાસ્ત્ર ન ઉકલે એમ ન ઉકલે એમાં શું કહ્યું છે એટલે શ્રીજી મહારાજ કહે તો અમારે જેવા થકી જો જાણે તો ભાગવદાદિક શાસ્ત્રો યથાર્થ સમજાય શ્રીજી મહારાજ કહે શાસ્ત્રોમાં લખ્યું છે અને એના અમે અર્થો કરી જાણીએ છીએ એટલે અમે આ ભગવાન સાકાર છે સદા સાકાર છે એવું અમે નિરૂપણ કરીએ છીએ એવું નથી એવું નથી એમાં છે જ પણ અહીંયા ઘણા લોકો શું કહે છે કે ભગવાન સાકાર છે તો સૃષ્ટિમાં એનું કોઈ પ્રમાણ ખરું હા એટલે શ્રીજી મહારાજે બહુ સરસ વાત કરી કે જુઓ ભગવાન પ્રથમથી સાકાર હતા તો જ સાકાર સૃષ્ટિ થઈ નહીતર થાય જ નહીં સાકાર હતા તો સાકાર સૃષ્ટિ થાય પણ નિરાકાર થકી તો કશું થાય નહીં આ આકાર નિરાકાર છે તો એમાંથી ઘટપટાદિક કોઈ પ્રકારના અવયવો થતા નથી પૃથ્વી સાકાર છે તો એમાંથી ઘટપટાદિક સર્વે અવયવો થાય છે માટે ભગવાન સદા સર્વદા સાકાર છે અને રહે છે અને આ સૃષ્ટિ એનું પ્રમાણ છે સાકાર છે તો સાકાર થાય છે ઠીક તમે કહો છો નિરાકારથી કાંઈ ન થાય તો ના કાંઈ ન થાય અચ્છા આ સર્વત્ર વ્યાપક તમે જુઓ ટીવી લાવો અને ટીવીને તમે સ્વિચ ઓન કરો તમે ચિત્રો દેખાય છે હા તો એ ચિત્રો તો વેવ રૂપે સર્વત્ર નિરાકાર જ છે સર્વત્ર નિરાકાર છે ને એ જ પાછા સાકાર થાય છે તમે કહો છો કે સાકારમાંથી નિરાકાર ન થાય આ તો થયું હા ભાઈ એ થયું પણ અધૂરું ન સમજો એ સર્વત્ર વ્યાપક જે વેવ્સ રૂપે છે એ ચિત્રો સાકાર ક્યારે થાય છે કે દિલ્હીમાં ન્યૂઝ રીડર સાકાર બેઠો છે એ સાકાર બેઠો છે ત્યારે એ ઇલેક્ટ્રોનિક્સના એવા ઇન્સ્ટ્રુમેન્ટથી ઇક્વિપમેન્ટથી એ સર્વત્ર વ્યાપક થાય છે અને એ જ પાછો સાકાર થાય છે જો ત્યાં ન હોય તો ન થાય એટલે ત્યાં છે એ વ્યાપે છે એ પાછો સાકાર થાય છે એવી રીતે પરાત્પર પુરુષોત્તમ નારાયણ પોતાના દિવ્ય ધામમાં સાકાર સદા વિરાજમાન છે અને પોતાની દિવ્ય શક્તિથી અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપક છે અને એ જ પાછો જ્યાં જોઈએ ત્યાં ફટાફટ સાકાર થાય છે સાકાર છે સાકાર ન હોય તો ન થાય અચ્છા અચ્છા પણ આ તો તમે ભૌતિક પ્રમાણ આપ્યું એ કેમ ગળે ઉતરે કંઈક શાસ્ત્રનું આપો શાસ્ત્રનું આપ્યું ગીતાના અગિયારમા અધ્યાયમાં જોજો કે મજાને શાસ્ત્રોમાં બધું પીડ્યું જ હોય છે ભાઈ ગીતાના અગિયારમા અધ્યાયમાં ભગવાને વિશ્વરૂપ બતાવ્યું હા બતાવ્યું હવે જ્યાં બતાવ્યું છે ને એ અધ્યાય તમે અગિયારમાં વાંચજો અર્જુન જોવા સમર્થ ન થયો પછી અર્જુનને કહ્યું કે મહારાજ હવે હું રૂપ સહન નથી કરી શકતો હવે જોજો ભગવાન સંકેલે છે કેટલી અદભુત વાત અને કેટલું સરસ ગીતામાં નિરૂપણ બિલકુલ એઝ ઇટ ઇઝ ટીવી પ્રમાણે એટલે ભગવાન સર્વત્ર વ્યાપક હતા તરત જ ભગવાન દેવકી નંદન યશોદાનંદન નથી થયા આ ચમત્કાર જોવો શાસ્ત્રનો નથી થયા તો સ્વકમ રૂપમ દર્શયામાસ પોતાનું ચતુર્ભુજ રૂપ દિવ્ય ધામમાં બિરાજમાન છે પેલા દેખાય પુનઃ સૌમ્ય વપુર ભૂતવા આશ્વાસયામાસ પચાસમો શ્લોક અગિયારમાં અધ્યાયનો ત્રણેય રૂપ બતાવ્યા જો વ્યાપક દિવ્યમાં સ્વકમ શબ્દ વાપરો મૂળ રૂપ અને માનુષ્ય વપુ સામે બેઠા ઉભા છે એ થયું ને પોતે સાકાર સર્વત્ર વ્યાપક અને પાછા માનવ રૂપે સામે આ રીતે ભગવાન સર્વત્ર વ્યાપક છે પાછા સદા સર્વદા સાકાર છે પણ અહીંયા હજી એક પ્રશ્ન લોકો કરે છે અને એમાં ખાસ આ સચિદાનંદ સ્વામી જે દંતાલીવાળા છે એ કે છે કે ભાઈ ગુરુત્વાકર્ષણ છે નિરાકાર જ છે તો એમાં વ્યાપકતા છે શક્તિ છે બધું છે હા સ્વામીજી એ બધી વાત સાચી પરંતુ ગુરુત્વાકર્ષણ પેદા ક્યાંથી થાય છે જો પૃથ્વીનો પિંડ ન હોય તો ગુરુત્વાકર્ષણ આવે એટલે ગુરુત્વાકર્ષણ પણ નિરાકાર છે પણ સાકાર થતી નિરાકાર છે સાકાર ન હોય તો નિરાકારનું અસ્તિત્વ જ નથી દર જગ્યાએ તમે જુઓ સાકાર હોય એમાંથી નિરાકાર થાય એમાંથી સાકાર થાય એટલે ભગવાન સદા સર્વદા પોતાના દિવ્ય ધામમાં સાકાર છે જ અને એ જ પાછા વ્યાપે છે અને એ જ પાછું જ્યાં જોઈએ ત્યાં તાત્કાળ પ્રગટ થાય છે પણ મહારાજ કે આજે અમે તમને વાતો કરી એ શાસ્ત્રોમાં જ છે એટલે કહીએ છીએ એવું નહીં તો પ્રથમનું ચોસઠ વરતાલનું તેરમું અને લોયાનું ચૌદમું પ્રથમનું ચોસઠમું અને મધ્યનું તેરમું શ્રીજી મહારાજ કે આ અમે તમને પ્રત્યક્ષ દેખીને કહીએ અમે શાસ્ત્રના ઉદ્ધાર શબ્દોથી કહેતા નથી પ્રત્યક્ષ દેખીને આમ વાત કરીએ છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી હવે આપણા માટે તો શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ છે હવે પોતે પોતાના ઘરની જે વાત કરતો હોય એમાં કચાશ હોય તો સંપૂર્ણપણે પ્રમાણભૂત છે બીજા ગમે તે વાત કરતા હોય તો અધૂરી છે આ તો પોતે જ કહે છે સદા સર્વદા સાકાર બ્રહ્મરૂપે સર્વત્ર વ્યાપક અંતર્યામી શક્તિએથી યોગેશ્વર્યથી સર્વ જગ્યાએ સર્વજ્ઞ અખંડ પાછા આકારે સહિત અવિનાશી એવા પરમાત્મા છે તો આપણે જોયું બૌદ્ધિક રીતે વૈજ્ઞાનિક રીતે તાર્કિક રીતે શાસ્ત્રીય રીતે સુખ સનકાદિકના અનુભવની રીતે અને ખુદ શ્રીજી મહારાજના વચનોથી ભગવાન સદા સર્વદા સાકાર છે વૈજ્ઞાનિક રીતે પણ આપણે જોયું ટેલિવિઝનના દ્રષ્ટાંતથી આપણે જોયું પણ એવા બધી રીતે તમે જુઓ જો સાગરનો દરિયાનું જળ છે તમે પ્રત્યક્ષ જોઈ શકો છો એની વરાળ થઈ જાય છે તો વ્યાપી જાય છે બ્રહ્માંડમાં એને જોઈ નથી શકતા પાછું એ જ જળ ઠરીને પાછું પાણી થાય છે સાકાર નિરાકાર સાકાર હોલોગ્રાફી પદ્ધતિ વૈજ્ઞાનિકોએ વિકસાવી છે હોલોગ્રાફી પદ્ધતિ અઘરો વિષય છે પણ એ પણ પુષ્ટિ આપે છે કે ભગવાન સદા સર્વદા સાકાર છે તો સર્વવ્યાપકતા સર્વજ્ઞતા અખંડપણું અને મૂળ સ્વરૂપ સાકાર તેજે કરીને અંતર્યામીપણે બ્રહ્મરૂપે કરીને સર્વત્ર વ્યાપક એવું ભગવાનનું સ્વરૂપ છે એ આપણને સમજાયું બરાબર છે આપણે નિરાકારનો નિષેધ કરતા નથી કે ભગવાન નિરાકાર નથી એ ભગવાનનું વ્યાપક સ્વરૂપ છે પોતાના તેજે કરીને બ્રહ્મરૂપ શક્તિ એ ભગવાન જે સર્વવ્યાપક છે એ ભગવાનનું નિરાકાર સ્વરૂપ છે મહારાજે આમાં કહ્યું કે સચ્ચિદાનંદ બ્રહ્મ નિરાકાર છે પુરુષોત્તમ ભગવાન સાકાર છે પણ એ સચ્ચિદાનંદ બ્રહ્મ સર્વત્ર વ્યાપક એ ભગવાનની મૂર્તિનું તેજ છે સ્વીકાર સંપૂર્ણ છે બંને સ્વરૂપોનો પણ સાકાર થકી બંને બંને સ્વરૂપો છે સર્વત્ર વ્યાપક અને માનુષાધારી બંને સ્વરૂપો એને આધારે છે તો આપણે તો બંનેનો સ્વીકાર કરીએ છીએ નિરાકારવાદીઓ સ્વીકાર કરતા નથી એ કે ના ભગવાન તો સદા સર્વદા નિરાકાર છે સાકારનો સ્વીકાર કરતા જ નથી ભગવાન સાકાર નથી કદાચ કરે છે તો સાધના અને આરાધનામાં મનને અવલંબન મળે એટલા પૂરતો કરે છે પણ એ વિચાર સાથે કે પછી આ છોડી દેવાનું છે શા માટે અવતારો અને ભગવાનના સાકાર રૂપો છે એને એ લોકો નિરાકારવાદીઓ માયાની ઉપાધિ સહિત માને છે કે સોપાધિક બ્રહ્મ છે નિરોપાધિક બ્રહ્મ તો એક નિર્ગુણ નિરાકાર નિરંજન એ જ છે માયા રહિત શુદ્ધ બ્રહ્મ સર્વત્ર વ્યાપક સચ્ચિદાનંદ નિરાકારી બાકી આકારવાળા બધા સ્વરૂપો કદાચ સ્વીકારીએ તો પણ એ માયાની સત્વાધિક ઉપાધિ સહિત છે એટલે એ લોકો નિરાકારને મુખ્ય માને સાકારનો યથેષ્ટ ઉપયોગ કરે એવો કદાચ કરે એટલા માટે શ્રુતિઓમાં જ્યાં જ્યાં વર્ણન આવે છે ત્યાં ત્યાં સાકારનું જ્યાં જ્યાં વર્ણન આવે ત્યાં નિરાકારવાદીઓ એ શ્રુતિઓને ગૌણ માને કે આ બધું ગૌણ છે પણ મુખ્ય શું છે નિરાકારનું પ્રતિપાદન કરે ને એ શ્રુતિઓ મુખ્ય છે પણ ભાઈ નિરાકારની એ શ્રુતિઓ ગૌણ છે કે મુખ્ય છે એ વ્યાસજી સિવાય કોઈ કહી શકે નહીં એને અધિકાર છે પણ વ્યાસજીએ ક્યાંય એક નાનકડી હિંટ પણ નથી આપી કે અમુક શ્રુતિઓ ગૌણ છે ને અમુક શ્રુતિઓ મુખ્ય છે એટલે ફરીથી હવે સ્ટાર્ટમાં આપણે આવી જઈએ કે આ વિવાદ ચાલતો જ રહેવાનો છે અંત નહીં આવે અમુક નિરાકાર માનવાના છે અમુક સાકાર માનવાના છે એમાં રુચિ પણ કામ કરે છે પૂર્વ સંસ્કાર પણ કામ કરે છે જેવો ગુરુ મળે એવું પણ કામ કરે છે જેવા શબ્દો પડી જાય એવું કામ કરે છે તો અમુક નિરાકાર માને છે અમુક સાકાર હવે આનાથી વધારે તો પછી ચર્ચા કરવામાં કોઈ મજા નથી રસ નથી આપણે જેટલું જાણવું હતું એટલું જાણી લીધું એના જેટલા જવાબ દેવા તેટલા જવાબ દઈ દીધા છતાંય ન સમજે તો આપણે શું કરીએ આમાં એક ખોટો જવાબ તો આપ્યો નથી આપણે બધા શાસ્ત્ર પ્રમાણ આપ્યા છે કે સ્વરૂપે સાકાર છે એમાંથી વ્યાપક છે ગીતાના પ્રમાણ સાથે કે પાછા એમાં ત્રણે ત્રણ પ્રગટ થાય છે પાછા એમાં લીન થાય છે વૈજ્ઞાનિક રીતે પણ પાછું એ ત્રણ ત્રણ વસ્તુ જ છે કઈ એમ અધરપધર તો કઈ આવતું નથી અચ્છા તો એ વાત મૂકી દઈએ જેને જે કરવું એ કરે બરાબર છે એમાં છૂટકો જ નહીં પરંતુ હા છેલ્લે એ જોઈ લઈએ કે જે સાકાર ઉપા છે ને જે નિરાકાર ઉપા છે કે બેનના ગેરફાયદા લાભ અલાભ શું છે પછી એમાં જે ફાયદા વાળું લાગે એ તમારે લેવાનું નવો ફાયદો લાગે એ મૂકી દેવાનું આટલી જો અક્કલ હોય બે છાંટા તો વિચારવું હાલ હાથી સાચી વાત છે ને શું વાત કરો અને શાસ્ત્રની રીતે જ આપણે જોવું છે આપણે કે આપણી રીતે જોવું છે કે શું સાચું છે શેના ફાયદા વધારે છે ભગવદ્ ગીતાના બારમો અધ્યાય એના માટે સ્પેશિયલ છે એકદમ સ્પેશિયલ પ્રારંભ જ અર્જુને કર્યો પ્રભુ એ ત્વામ ઉપાસ ઉપાસતે એ તું અવ્યક્તમ અક્ષરમ ઉપાસ ઉપાસતે તેશામ કે યોગ વિત્તમાં હે મહારાજ મને સ્પષ્ટ સ્પષ્ટ જવાબ આપો અર્જુને ત્રણેય રૂપ જોયા ને એમાંથી આ પ્રશ્ન સ્પાર્ક થયો એટલે અર્જુને તરત પ્રશ્ન કર્યો કે મહારાજ અમુક લોકો તમારી સાકાર ઉપાસના કરે જોજો કેટલો સીધો ને સાદો પ્રશ્ન અને એનો જવાબ આવે છે છતાંય જેને નથી સમજવું એ નથી સમજવું તમારી અમુક લોકો સાકાર ઉપાસના કરે છે પ્રભુ અમુક અવ્યક્ત અક્ષરની નિરાકાર તત્વની ઉપાસના કરે છે આ બેમાંથી સર્વશ્રેષ્ઠ શ્રેષ્ઠ નહીં સર્વશ્રેષ્ઠ કોણ છે તેશામ કે યોગ વિત્તમાં કોણ શ્રેષ્ઠ છે એ તમે મને સાફ સાફ બતાવો ફટાક દઈને ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું અર્જુન સુન લે એ મામ ઉપાસ હતે તે મેં યુક્ત તમો મતા એ મારી જે સાકાર ઉપાસના કરે છે તેને યુક્ત તમામતા એ સર્વશ્રેષ્ઠ છે શ્રેષ્ઠ નહીં સુપરલેટિવ ડિગ્રી ગુડ બેટર અને best no positive no comparative superlative સર્વશ્રેષ્ઠ કેવા સઘળા દુનિયામાં જેટલા યોગીઓ છે એ બધામાં સર્વશ્રેષ્ઠ હોય તો આ સાકાર ઉપાસના કરવા વાળો મારો ભક્ત છે હવે આમાં કોઈ મિનમેત છે ના ધીરુભાઈ બોલો સીધો સ્પષ્ટ ગીતાના શબ્દો છે અને કોઈ બાપનો બાપો ના ન પાડી શકે ભગવાન છાતી ઠોકી સુન લે સર્વશ્રેષ્ઠ છે આ મારે મારી સાકાર ઉપાસના કરવા વાળો એ ભક્ત એ મારો સર્વ આ મારો મત છે તો એનાથી બીજાનો મત કોનો લેવા જાવ આપણે લેવા જાવ સોનિયા ઘણી મળે લેવા હું વાર મારો મત છે આ સર્વશ્રેષ્ઠ છે અર્જુન સર્વશ્રેષ્ઠ છે સર્વશ્રેષ્ઠ હા હા હા હા અર્જુન ખુશખુશ ખુશ હો ગયા નિરાકારવાદીઓને કહે એસા નહીં એસા અબ દેખો કરામત દેખો હું આ આ તમારી આગળ જે ભાષણ કરું છું ને ત્યારે મારો ઈરાદો એવો જ છે કે ઘણા ઉગતા સાધકો હોય ને એ બધા આમ આંખી ઉછળાવી બેહી ગયા હોય શું કરો છો નિરાકાર ભગવાનની ઉપાસના કરીએ છીએ તો એને બે દીવા થાય કે આ માર્ગે જવા જેવું નથી એ પાછો વળી જાય તો મારું કામ થઈ જાય સમજાયું કારણ કે તમે તો કોઈ આ કરવાના જ નથી બીજો કઈ નિરાકારમાં જવા નથી કઈ હવે તમને ફાવે એમ નથી લાડવા ભાળી ગયા જાતા હશે ત્યાં હે ભગવાનના થાળ ધરાવે સરસ મજાનું કેસરીયું દૂધ હોય ભગવાન જવો વરાળ ઠાકોરજી ત્યાં દૂધ પોતે ગડગડાઈ જાય હે હરી ઠાકર જમાવ એ જાય એ જાતો હોય છે ઓલામાં મહારાજ બરાબર છે સર્વશ્રેષ્ઠ કોણ મારી સાકાર ઉપાસના કરવા વાળો ભક્ત અર્જુન સર્વશ્રેષ્ઠ છે તરત નિરાકારવાદીઓ કહ્યું સાંભળો મારે અહીંયા નામ નથી દેવું એટલા માટે નથી દેવું કે બસ નથી દેવું <clears throat> કારણ કે મારે થોડીક પાછળ છે ને થોડીક કેવું છે નહીં દઉં એકે જુઓ આમાં ભગવાને સાકાર ઉપાસકને સર્વશ્રેષ્ઠ કયો છે એ કબૂલ પણ એનો અર્થ એવો નથી કે નિરાકાર તત્વની ઉપાસના કરનારો ભક્ત એ એક બાજુ ખસેડી દેવાનો નિરાકાર ભગવાનની જે ઉપાસના કરવા વાળો છે એ તો ભગવાનને રૂપ છે તદાત્મક છે ભગવત સ્વરૂપ છે એટલે નિરાકારપણે ઉપાસના કરવા વાળા ભક્તને તો તુલના જ ન કરી શકાય કોઈની સાથે એને શ્રેષ્ઠય ન કહેવાય અશ્રેષ્ઠય ન કહેવાય કારણ કે ભગવત સ્વરૂપ છે એટલે એની તુલના કરવી હોય તો ભગવાન સાથે જ થાય બીજા કોઈની સાથે ન થાય અરે મિસ્ટર અહીંયા સાફ સાફ શબ્દોમાં અર્જુને કીધું સાહેબ બે માંથી જ બે માંથી જ આ કાનજી પ્રેમજી એમાંથી જ તમે મને કયો કામાંથી શ્રેષ્ઠ કોણ છે એટલે ભગવાન કીધું કાનજી શ્રેષ્ઠ છે હવે તોય આ એમ કહે છે કે આને કમ્પેરિઝન ન થાય અરે મેં કમ્પેરિઝન જ કરી છે અહીંયા બે માંથી એક નિરાકાર ઉપાસે છે જે સાકાર ઉપાસે છે જે બે માંથી શ્રેષ્ઠ નહીં સર્વશ્રેષ્ઠ કોણ સાકાર ઉપાસે મારો સર્વશ્રેષ્ઠ છે અને એક ઠેકાણે થોડું ગીતામાં કહ્યું છે ઠેક ઠેકાણે જ્યાં જ્યાં સાકાર ઉપાસક આવ્યો ત્યાં ત્યાં ભગવાને દિલ ખોલીને કહ્યું કે અર્જુન સુન લે સુન લે એ યુક્ત તમામ અતાહા યુક્ત તમામ અતાહા શ્રેષ્ઠ છે સર્વશ્રેષ્ઠ સઘળા યોગ્યમાં શ્રેષ્ઠ સર્વ યોગ્યમાં શ્રેષ્ઠ સર્વ રીતે શ્રેષ્ઠ સર્વ રીતે શ્રેષ્ઠ દિલ ખોલીને બોલે યુક્ત તમાહા યુક્ત તમાહા સર્વશ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ છઠ્ઠા અધ્યાયમાં સુડતાલીસમો શ્લોક છે ત્યાંય ભગવાને કીધું શ્રદ્ધાવાન યો ભજતે મામ સહમે યુક્ત તમો મત એને હું શ્રેષ્ઠ માનું છું શ્રેષ્ઠ અર્જુન મારામાં જે શ્રદ્ધા રાખીને મારી ઉપાસના ભજન કરે છે સર્વશ્રેષ્ઠ માનું છું ઠેક ઠેકાણે આવત કેટલી જગ્યાએ નિરાકાર વાળાને એક વાર બોલ્યા છે પણ શું બોલ્યા છે ખબર યુક્ત તમાહા નહીં યુક્ત યુક્ત ઠીક છે સારો છે એ છઠ્ઠા અધ્યાયમાં જ બોલ્યા છે આ બડકે બડકે જ છે પેલો સુડતાલીસમો છે અને આઠમો શ્લોક છે એમાં ભગવાને એમ કીધું જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કુટસ્થો વિજેતેન્દ્રિય યુક્ત ઇતિ ઉચ્ચતે યોગી સમલોષ્ટાસ્મ જે પોતાની સર્વ ઇન્દ્રિયોને વશ કરી જ્ઞાન વિજ્ઞાનથી આત્મામાં તૃપ્ત છે લોઢું પથરો ગોબર છાણ સોવર્ણ એમાં સમાન બુદ્ધિ જેને થઈ ગઈ છે એવો જે યોગી છે યુક્ત છે ઠીક છે યોગારૂઢ છે યોગી છે યુક્તતામાં નથી કહ્યો ક્યાંય નથી કહ્યો ક્યાંય આખી ગીતામાં નહીં જો ક્યાંય કહ્યું હોય તો તમારો જોડો મારું હા હકીકતે તમે વાંચજો નથી કહ્યું તો અમુક લોકો કે ભાઈ તમે જુઓ તો ખરા જરા તમે ગીતાને વાંચો હા હા વાંચીએ લાવો ને વાંચવા માટે લઈ આવો ને અરે જોડો લઈ આવો બીજું શું ખોટું પડે તો જોડો મારજો શું ભગવાને ગીતામાં તો જ્ઞાનીને પોતાનો આત્મા કહ્યો છે જ્ઞાની તો આત્વે મતમ એટલે મારો આત્મા છે અને તમે કહો છો કે એને ક્યાંય શ્રેષ્ઠ કહ્યો નથી ક્યાંય શ્રેષ્ઠ કહ્યો નથી ના નથી કહ્યો આત્મા કહો તોય જ્ઞાની તું આત્મા આત્મા એવું મેં મતમ હા કેમ એ તમે અધ્યાય સાતમો બરાબર વાંચો એના સત્તર અઢાર શ્લોક વાંચો આર્તો જિજ્ઞાસો રથાર્થી જ્ઞાની ચ ભરતર સભા ચાર પ્રકારના મારા ભક્તો છે આર્ત ભાવે ભજનારો જિજ્ઞાસુથી ભજનારો હે પછી અર્થાર્થીથી ભજનારો અને જ્ઞાની અને જયારે બોલ્યા કે જ્ઞાની તો મારો આત્મા એની હારે દુઃખી થઈને માળા કરતો એ ના આવે જિજ્ઞાસાથી કાંઈ માળા કરતો એ ના આવે કાંઈક વધારે જોતું એવો અર્થાર્થી એ એની સાથે ના આવે જ્ઞાની તો આત્મા એ મેં મતમ એ મારો આત્મા છે પરંતુ હા ને શબ્દ વાપરો છે એક ભક્તિર વિશિષ્યતે મારી અનન્ય ભક્તિ કરવા વાળો એવો જ્ઞાની એ મારો આત્મા છે અને ફરીથી કહ્યું મામ એવ ગતિમ મારામાં જ જેની ગતિ છે મારી જ અનન્ય ભાવે જે ભક્તિ કરે છે એવો ભક્તિનિષ્ઠ જ્ઞાની એ મારો આત્મા છે બ્રહ્મનિષ્ઠ જ્ઞાની મારો આત્મા નથી કયો ભેદ સમજાય બે પ્રકારના જ્ઞાની એક બ્રહ્મનિષ્ઠ જ્ઞાની બીજો ભક્તિનિષ્ઠ જ્ઞાની એક ભક્તિ વિશિષ્ટ છે આવો ભક્તિનિષ્ઠ જ્ઞાની એ મારો આત્મા છે બ્રહ્મનિષ્ઠ જ્ઞાની મારો આત્મા એમ કહ્યું નથી કારણ કે ડબલ વાતરા છે વિશેષણ કે એક ભક્તિ વિશેષ છે બીજું મામ એવ ગતિ એને મારો જ આશ્રય છે એની સઘળી ક્રિયાની ગતિ મારા તરફ છે હું જેના માટે સર્વસ્વ છું શ્રી કૃષ્ણ ગતિર તમામ ગતિર મામા એ છે ત્યારે પેલા જે બ્રહ્મનિષ્ઠ છે એને શું છે તમે જુઓ વિવેક ચૂડામણી બધામાં શંકરાચાર્ય લખ્યું છે એમાં ભક્તિની વ્યાખ્યા શું કરી છે સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિ ઇતિ અભિધિયતે પોતાના આત્મ સ્વરૂપનું ધારણ કરવું ને એમાં વૃત્તિને ઠેરાવી એનું નામ ભક્તિ છે જ્ઞાની છે અહીંયા ભક્તિની વ્યાખ્યા શું છે મામ ગતિ પેલાની આત્મામાં જ ગતિ છે આની ગતિ કૃષ્ણમાં છે સાકારમાં છે એ મારો જ્ઞાની મારો આત્મા છે બીજો નથી તો એક અર્થ સ્પષ્ટ થયો કે ભગવાન સાકાર ઉપાસકને સર્વશ્રેષ્ઠ માને છે સર્વશ્રેષ્ઠ અરે ભાઈ આમાં તો હજી એટલું બધું છે અહીંયા લેવું નથી કદાચ બીજે બીજે જ્યાં જ્યાં આવશે કારણ કે ઘણા બધા ચેપ્ટરોમાં પાછું લેવું એકારે ઠલવી ન દેવાય જોવું પડે ને કારણ કે એક જણો હાલો એ નથી કેવું તો ના તો સર્વશ્રેષ્ઠ છે સાકાર ઉપાસના કરવાનો એમ ભગવાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું અચ્છા બીજું કઈ કીધું છે હા હા શું કીધું છે કે એક સાકાર ઉપાસક એક નિરાકાર ઉપાસક એ બંનેની જે સાધના કરે છે એ સાધનામાં બહુ મોટો તફાવત છે બહુ મોટો ભેદ છે તો શું છે બતાવો ભગવાન કે અર્જુન સાંભળ હવે તમે જોજો આ ગીતાની આ અગિયારમાં આ બારમા અધ્યાયમાં બધું સ્પષ્ટ જ છે કે નિરાકાર ઉપાસક શું છે અને સાકાર ઉપાસક કેવો છે ફટાક દઈને ભગવાને કીધું અર્જુન જે નિરાકાર ઉપાસે છે ને એની દશા તું સાંભળ જોજો ભાઈ ક્લેશો અધિક સ્તર તેષામ અવ્યક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ ભીર અવાપ્યત હે અર્જુન ઓહો મારી જે નિરાકાર તત્વ રૂપે જે મારી શબ્દ તો વાપરો જ નથી પણ જે અવ્યક્ત અક્ષર નિરાકાર તત્વની જે ઉપાસના કરે છે અર્જુન એનો સાધનાનો માર્ગ અત્યંત કષ્ટદાયી છે ક્લેશો અધિક સ્તર તેષામ અત્યંત ક્લેશયુક્ત અત્યંત કષ્ટદાયક અત્યંત દુઃખથી ભરેલો એનો માર્ગ છે કેતા કેતા ભગવાનની આંખો મારી જેવી થઈ ગઈ અત્યંત ક્લેશ છે અર્જુન અને અવ્યક્તાહી ગતિર દુઃખમ મહામેનતે મહાદુઃખે એ ગતિ પામે છે બાકી ગતિ થતી નથી ઓહો હો માય ગોડ કાના હો કાના એના શબ્દો છે ભાઈ મહામેનતે મહાદુઃખે એ ગતિ પામે છે બાકી ગતિ નથી થઈ શકતી ગતિ નથી પામતું અર્જુન બહુ ક્લેશ છે અવ્યક્ત ઉપાસનામાં બહુ દુઃખ છે દેહધારીથી આ બહુ કઠણ છે એ ક્લેશ શું છે પેલો ક્લેશ એક પેલાની જેમ જ પેલા વૈજ્ઞાનિક જેમ શરૂ ક્યાંથી કરવું શરૂ કરવું ક્યાંથી એને ભગવાનની મૂર્તિમાં શ્રદ્ધા નથી સાકાર સ્વરૂપમાં શ્રદ્ધા નથી નામ જપમાં શ્રદ્ધા નથી પૂજા અર્ચનમાં શ્રદ્ધા નથી આપણે તિલા કરીએ તપકા કરીએ હાર ધરાવીએ આમ સરસ મજાનો ગુલાબથી શણગારીએ એમાં એને રસ નથી કે આ પૂતળા શણગારે છે એમાં એને શ્રદ્ધા નથી એટલે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવામાં એને રસ નથી તો મનને સ્થિર કેમ કરવું સ્થિર માટે એની મૂર્તિ તો કોઈ પ્રેમાસ્પદ છે નહીં પહેલો ક્લેશ વાયુના વંટોળ જેવો મનનો સ્વભાવ કયો મથી નાખનારો વાયુથી પ્રબળ હે ભગવાન ચંચલમ હિ મને કૃષ્ણ પ્રમાથીની બલવદ્રણ ભાંગી નાખે આવા મનને વશ કરવા સ્થિર કરવા માટે ગોળની કણીથી મકોડો સ્થિર થઈ જાય પણ કાંકરી વગેરે શું કરે ગોળની તો આ મન એને સ્થિર કરવા માટે કોઈ અવલંબન નથી અર્જુન કોઈ અવલંબન નથી કદાચ ભગવાનની મૂર્તિનું અવલંબન લે આપણે આગળ કહ્યું ને ઘણા લોકો લે છે ઠીક છે તો અવલંબન પૂરતું લે છે કેવી રીતે જેમ કોઈ બિંદુ લે છે જેમ કોઈ જ્યોતિ લે છે એવી રીતે રહે છે પણ એની શ્રદ્ધા એમાં જામતી નથી એટલે જ્યાં જ્યાં સાકાર ઉપાસકોની વાત આવે ને ત્યાં પહેલો શબ્દ આવે શ્રદ્ધયા કર્યો પેત આની જેવી શ્રદ્ધા છે એવી શ્રદ્ધા ઓલા નિર્ગુણ નિરાકાર વાળો કરી શકતો નથી આને તો બસ આ મારો લાલો આ મારો લાલો ખાય આ મારા લાલાને ટાઢવાય એટલે ગોદરી ઓઢાડવી આ મારા લાલાને મચ્છર કરડે એટલે મચ્છરદાને નાખવી એ ઓલો નિર્ગુણ નિરાકાર વાળો કરીએ કે જોઈ ન કે શું તમે વાત કરો જોઈ શકે આપણે આમ ગોદડી ઉઠાડી લાલા સુઈ જજે હ સુઈ જજે તને કઈ થતું નથી ને લે હું પગ દાબી દઉં આપણને ક્યાં હું મૂર્ખીનો થતો છે પણ એમાંથી જ લાલો હકારો દે હા મારી ગોદડી હરખી કરીને લે જો તારો બાપો બોલ્યો ના ના ખોટું છે આવા કેટલા પ્રસંગો છે ને આપણે ધોલેરામાં આપણે શું સ્વામીજી મદન મોહનજી બરાબર પણ ખંભાતના માયાતીતાનંદ સ્વામી એ બ્રહ્મચારી હતા સેવા કરતા રાત્રે પછી સુઈ ગયા શિયાળોનો ટાણો આવ્યા ઠાકોરજી સોટી મારી ઉઠ મહારાજ મારી ગોદડી હેઠી પડી ગઈ છે મને ટાઈટ વાય છે તું આ ત્યાં ગોદડા ઠહકાઈને હું તો બનેલી ઘટના બનેલી એક નહીં આવા કેટલા સેંકડો દઉં તમને એટલે પછી આને એમ થયું ભલે મહારાજ મહારાજ અદ્રશ્ય થયા પણ ભગવાન બુદ્ધિ પ્રેરે ને એટલે કોઠારીને જગાડ્યા હાલો બે જણા જાઓ નહીતર વળી કાંઈક ચોરી થાય ને કાંઈક થાય વળી કે આ બ્રહ્મચાર રાતે આંટા મારે છે એટલે તરત લઈ આવ્યા એમને કે તમે ઉભા રહ્યો આવી રીતના પ્રસંગ બન્યો છે એટલે જઈને ભગવાન એક સાથે બે કામ કરાય પ્રમાણ મળ્યું કોઠાને ખબર પડે કે આવું બન્યું હતું અને બીજું કોઈ કાંઈ બીજું કીએ નહીં જઈને જોયું તો ગોદરી હેઠી પડી ગઈ લઈને પાછી ભગવાનને વઢાડી આંખમાં ચોધાર આંસુઓ હા નિર્ગુણ વાળાને શ્રદ્ધા નથી આવતી નિરાકાર વાળાને આ શ્રદ્ધા નથી આવતી આને શ્રદ્ધા જાણે છે એટલે એનું મન અવલંબન રહિત હોય છે અર્જુન બીજું કદાચ કોઈ બિંદુમાં જ્યોતિમાં ઓમકારમાં ક્યાંય સ્થિર કરી દે મનને પણ ઇન્દ્રિયોની શુદ્ધિ માટે એને શું એને અર્જુન ઇન્દ્રિયોની શુદ્ધિ પોતે જાતે કરવી પડે જાતે કરવી પડે અને કેમ કરવી પડે કે વૈરાગ્ય અને સંયમ કેળવી કેળવીને પ્રતિલોમ કરી કરીને ઇન્દ્રિયોને ક્યાંય નહીં જવા દઈને પાછી વાળી વાળી વાળીને રાખે ત્યારે શુદ્ધ થાય હવે જો આંકરું કેટલું અને અર્જુન સાંભળ સામે મારો જે ભક્ત છે સાકાર ઉપાસના વાળો એને મારામાં શ્રદ્ધા છે મારું નામ જપ મારું લીલાશ્રવણ મારી મૂર્તિ મારી સાકાર સ્વરૂપ એમાં તન્મય થઈ જાય છે અને જે ક્રિયા કરે છે એ જ ક્રિયા કરવાની છે એને હાર ચડાવે એને ફૂલ ચડાવે એને આ કરે એને કરે એટલે શ્રીજી મહારાજે લખ્યું પ્રથમના આઠમા વચરાતમાં કે ભગવાન અને ભગવાનના ભક્તોની સેવામાં ઇન્દ્રિયો અંતકરણને પ્રવર્તાવે તો અનંત જન્મના કરેલા પાપ બળીને ખાક થઈ જાય આ ધોવાઈ ગયા લ્યો ઇન્દ્રિયોની શુદ્ધિ બિલકુલ સહજ સરળ ભાવે બિલકુલ સરળ દોડે છે દોડવા દો ઠાકોરજી માટે દોડો છ વાગ્યામાં ચાર વાગ્યામાં ઉઠીને જાઓ કાળ ઉપર ફૂલ લઈ આવો ફૂલ બજારમાં જઈ બોલો દોડવું જ છે ને વોકિંગે થઈ જાય ફૂલ લઈ આવી જાય બોલો અને શુદ્ધિ થઈ જાય આટલું સરળ સાકાર ઉપાસકને છે અને પેલાને કષ્ટ છે બીજું જ્યાં સુધી દેહ હોય ત્યાં સુધી કર્મ થવાનું જ છે ગમે તે રીતે માનસ બૌદ્ધિક શારીરિક બધું અરે માણસ આમ આખો દી બેઠો રહે તો આપણે એમ કે કાંઈ નથી કરતો સોફા ઉપર બેઠો છે કાંઈ નથી કરતો કાંઈ નથી કરતો એવું નથી એ સ્લીપ ડિસ્ક કરે છે એ ડાયાબિટીસ ઉભો કરે છે ઘણું કરે છે મેદસ્વીતા કરે છે ફૂટબોલના ગળા દળી ગયો ગળા દળી ગયો એવું પેટ કરે છે મોટું બેઠો બેઠો તમે કહો કાંઈ નથી કરતો ઘણું બધું કરે શરીર બગાડે છે નથી બગાડતો શરીર બગાડે બેઠો બેઠો શું યાર તમે વાત કરો દેહ છે ત્યાં સુધી કર્મ થવાનું થવાનું ને થવાનું એટલે અર્જુન આના માટેનો ઉપાય એક જ છે શું મહારાજ હા યજ જોહસી યદ કરોશી યજ અસનાસી તું જે ખા તું જે પીએ જે કરે જે દાન કરે જે સત્મર્મ કરે એ બધું તું મને આપી દે મને આપી દઈશ એટલે અર્જુન તું કાન ખોલીને સાંભળ તું મને જ પામીશ આમાં તું શંકા રાખતો નહીં શંકા રાખતો નહીં મને બધું અર્પણ કરી દેતું બાકી કર્મ તો થવાનું શુભ કે અશુભ એટલે શુભ અશુભ દોષ લાગે દોષ લાગે એટલે દુઃખ કે સુખ થાય સુખ કે દુઃખના કર્મ બંધાય એટલે દેહ મૂકો લેવો પડે એટલે જન્મ મરણનું ચક્ર ટળે નહીં પણ તું જે કરે છે બધું જ મને આપી દે તું નવરો અને તું મને જ પામે કોન્ફિડન્સ શંકાને સ્થાન નથી એટલે આપણે ત્યાં ભગવાનને થાળ ધરાવીને જમો ભગવાનને જળ ધરાવીને જમો માંજી કરીને જમો કમાવો છો તો દશાંશ વિશાંશ આપો કપડું લઈ આવ્યો છે ઠાકોરજીને અર્પણ કરો બધું ભગવત મને અર્પણ કરી ખૂબ પૈસો છે તો વાપરો હે રડવું છે એની પાસે રડો જે કરવું છે અને બધા યજ્ઞ કરો સત્કાર્ય કરો પાછું છેલ્લે શું કાયે ન વાચા મનસેન્દ્રિયે બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમી અદ્યા સકલમ પરસ્મહે નારાયણ એતિ સમર્પયામી લ્યો પ્રભુ આ લબાચો સંભાળો ભગવાન દયાળુ છે કે મારા દીકરાના બાળો ત્યાં છે ના ના હવે ખોટું છે કઈ દીકરાના બાળો ત્યાં કોઈ ઉબકો લાવ્યો કોઈ માને અમારા જાદુ ભાપો કેતો કે કોઈ કે કોઈ અતિહાસ નથી અતિહાસ નથી ઓલો ભાભો એમ બોલતો અતિહાસ નથી કે કોઈ દીકરાના બાળો ત્યાં કે મળમૂત્ર સાફ કરતા કોઈ જનેતા ને કોઈ દી ઉબકો આવ્યો હોય ઉબકો ન આવે બોલો મારા બાબલાના મળ છે હું ને તમે જો ભગવાનના થઈ જાય તો બાળોતિયા ધોવા બેઠો છે બાળોતિયા ધોવા બેઠો છે મૂકી જા અર્જુન અને છતાં અર્જુન સાંભળી લે કર્મ કરતા તને જો કોઈ દોષ લાગી જાય તો તો મામે કમ શરણમ રજ અહંતા મોક્ષિષ્યામી માં સૂચ શોક કરી મારે ઉભો થા હું બેઠો છું ને આ બેનિફિટ નિરાકરવાળા નથી ક્યાંય બોલતો નથી હું તારું સંભાળીશ બિલકુલ નહીં કાં પાયામાંથી ખોટું છે શું છે એને શરૂઆત ક્યાંથી થાય છે અહમ બ્રહ્માસ હવે ભાર કોને ઉપાડવાનું જો હું જ ભગવાન છું હવે કોને સહારો લેવાનું જો હું કોને જાઉં ત્યાં સુધી બોલનારા પડ્યા છે કે રામકૃષ્ણ તો મેરી લહર હૈ લહર નહીં હૈ તુમ્હે ડાયરિયા હુઆ જાયગા તબ દિખાઈ લહર પડતી હૈ એક જણા ઝાડા થઈ ગયા પૂછ્યું કે ભાઈ કઈ જાજરું ક્યાં છે તો કા ધારે ધારે હાલ્યા જાઓ આ ધારે ધારે હાલ્યા જાઓ બ્રહ્મરૂપ અહમ બ્રહ્માસ્મી કોનો સહારો નહીં લેવાનો એમણે પોતાનો કારણ કે એને હવે જે પોતાની શુદ્ધિ કરવાની હું મન નથી હું બુદ્ધિ નથી હું ઇન્દ્રિયો નથી હું અંતકર નથી હું પ્રકૃતિનું કાર્ય નથી હું આ નથી હું તે નથી હું ક્ષેત્ર નથી આ નહીં બધું કાઢી કાઢી કાઢીને આત્મસત્તા રૂપે થાય ત્યારે કર્મના જાળા છૂટે ત્યાં સુધી એને કર્મ બાંધે તો કેટલું અઘરું આ એને સોંપી દેવું એ કેટલું સહેલું અને આ આત્મસત્તાને પામે અકર્તા ભાવમાં સ્થિર થઈ જાય ત્યારે એને કોઈ પાપ ન લાગે એ વાત સાચી પણ એ થાતા થાતા તો કેટલા ઉભા થાય હું તમને વચ્ચે આ એક વાત કહી દઉં કે આ બધી ગોઠવણ શબ્દોની મારી નથી એટલે એમ નહીં માનવાનું કે આ શાસ્ત્રોમાંથી ગીતામાંથી આમથી લાવી લાવીને પોતે સ્વામીજી ગોઠવી અને પોતાના સાકાર મતનું પ્રતિપાદન કરે છે ના એ હું નથી કેતો સર્વોત્તમ ભારત દેશમાં જે નિરાકારવાદી સંતો થયા એ ઉડિયા બાબા જેવા રામકૃષ્ણ પરમહંસ વેદાંતિ રામસુખદાસજી અખંડાનંદ સરસ્વતીજી આવા સમર્થ જે જે તત્વચિંતકો થયા અનુભૂત મહાપુરુષો થયા એમના વચનો છે કે જે નિરાકાર ઉપાસના કરવા વાળો છે એનો ભાર કોઈ લેતું નથી એને પોતે જ ભાર ઉઠાડવો પડે છે એના વચનો છે ભગત હિત ભગવાન દોડીને આવે છે નિરાકાર નિર્ગુણ તત્વની ઉપાસના કરવા વાળાના માટે ભગવાન નથી આવતું એને સહાય નથી એને આશ્રય નથી એને નથી ના પોતે બેઠવું પડે પોતે જ કિનારે જવું પડે એટલે શ્રીજી મહારાજે હવે તમને સમજાય પ્રથમના સાડત્રીસમાં વચરાતમાં કહ્યું કે જે સાકારપણે ભગવાનની ઉપાસના કરે છે એને કાળ કર્મ માયાનો હુકમ નથી કાળકર્મ માયાનો એને માથે હુકમ નથી એને કઈ જો દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે પણ બીજાનો એના માથે કોઈનો ભાર નથી જુઓ એ શું છે સ્પષ્ટ અને પેલો તો કેવું છે એને પોતે જ તમે છો બધા તમારા ઘરવાળા કે તમારા મમ્મી એ તમારા કપડા ધોઈ દે તમે સુકાઈને ઇસ્ત્રી કરીને તરત આપે તમને અને તમે પહેરો તમને કઈ તકલીફ ખરી અને મમ્મીને કે તમારા ઘરવાળાને કેટલી બધી ક્લેશ ને ઉપાધિ એની એનાય ધોવાના અને તમારા ધોવાના આખા ઘરના ધોવાના ઉપાધિ કોને અને આને ધોયેલા તરત તૈયાર આવે એમ આજે ભગવાનનો સાકાર ઉપાસક છે એને ધોયેલા તરત આવે ઓયલો વિચારો વગદળ વગદળ કરે રાખે <laughs> પાણી એ ચોખ્ખું ન મળે વળી પાછું બીજું પાણી કરે ઉલટા ને વળતા ધાબા પડે કેમ ધોવું સાબરમતી જેવા રેતાળ તટમાં લુગડું ધોવું કેમ એવી દશા જ્ઞાનીને છે એટલે મતલબ નિરાકાર બ્રહ્મનિષ્ઠ જે ઉપાસે છે એની છે હજી ભગવાને કહ્યું અર્જુન સાંભળ ઓહો દિલ ખોલ કે ભગવાન બોલ્યા છો તમે આ શું વાતો કરી છે આ ગીતા વાંચીએ ને ત્યારે વચનામૃત સમજાય હું તમને એમ કહું છું આ તમને મેં પ્રથમ માં કીધું કાળ કર્મમાં એનો હુકમ નથી એ હવે લાયક થાય ને કે કઈ સેન્સમાં ભગવાન બોલ્યા છે અર્જુન સાંભળ દસમા અધ્યાયમાં અગિયારમો શ્લોક છે અર્જુન હા મારી જે સાકાર ઉપાસના કરે છે ને એનું અજ્ઞાન છે ને એ અજ્ઞાનને હું જ ટાળી નાખું છું એમાં રહેલા અજ્ઞાનને હું પોતે ટાળું છું અજ્ઞાન જમ તમહ જ્ઞાન દીપે અહમ નાશયામી અર્જુન હું પોતે જ જ્ઞાનનો દીવો લઈને એને ઘરે જાઉં છું અને એનો તમામ અંધકાર છે દૂર કરી દઉં છું અને પેલા એની જાતે મથવાનું જુઓ લખ્યું તેરમા અધ્યાયના ચોત્રીસમાં શ્લોકમાં સ્પષ્ટ લખ્યું કે જે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનો વિવેક જાતે કરશે પ્રકૃતિની કોઈ કાર્ય નથી એનાથી અલગ થઈને એકદમ અલગ થઈ જશે એવું જે જાણશે તો એ વિદુહ તે યાંતિ પરમ જો જાણે તો એ પાર પામશે મારે લેવા દેવા નથી એની મેળે જાણે મેળે પાર થાય એ વિદુહ તે યાંતિ પરમ આ પ્રમાણે જાણે નોખો પડે એ પામે અને તારું મારા ઉપાસકનું સાકાર ઉપાસકનું તો હું જ્ઞાન દીપે એને અંધકાર છે તમ છે એનો નાશ કરું છું અને આજ બારમા અધ્યાયમાં ભગવાન સાતમા શ્લોકમાં બોલ્યા અર્જુન મારી સાકાર પણ ઉપાસના કરે છે ને હા એને હું ન ચિરાગ તત્કાળ તેશામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરા આ સાગરમાંથી મૃત્યુરૂપી સાગરમાંથી અર્જુન હું એની સામે જઈને હાથ જાલીને બહાર કાઢી લઉં છું તત્કાળ તત્કાળ એને હું બહાર કાઢી લઉં છું માટે મારો આ સાકાર ઉપાસના કરવા વાળો ભક્ત સર્વશ્રેષ્ઠ છે હવે આ તો બધી વાત થઈ જીવતા સુધીની મરી ગયા પછી શું થાય છે એ શું કરવું કારણ કે આમ તો જીવીએ છીએ ત્યાં સુધી બાજા જ રાખવાના છે ઓઈલો કેમ થાય છે ઓઈલો કેમ છે એટલે ભગવાન હવે શું નિર્ણય આપે છે ફેસલો તો જજમેન્ટ પેલા વાંચી લઈએ કારણ કે આપણે જજ ફૂટી ગયેલા છે ફેસલો તરત મળી જાય છે ભાઈ શું થાય છે મર્યા પછી શું થાય છે બેની ગતિ શું થાય છે પેલો શ્રેષ્ઠ છે સાકાર ઉપાસના વાળો શ્રેષ્ઠ છે ઉપરાંત એને સરળતા છે એનો બધો ભાર ભગવાન ઉપાડી લે છે પેલાને ક્લેશ છે અંતે શું થાય છે ભગવાન કે અર્જુન જે નિરાકારપણે મારી ઉપાસના કરે છે પાછું બધા વિશેષણ આપ્યા છો પાંચમા અધ્યાયમાં ચોવીસમો શ્લોક શું કીધું યો અંતર સુખો અંતર આરામ અંતર જ્યોતિર્ય વચન જે પોતાના જ આત્મામાં સુખી છે આત્મામાં જ પ્રસન્ન છે આત્મામાં જ્યોતિથી પ્રસન્ન રહે છે એવો જે યોગી સહ બ્રહ્મ નિર્વાણમ અધિગચ્છતિ એ બ્રહ્મમાં લીન થઈ જાય છે બ્રહ્મમાં બ્રહ્મ ભળી જાય છે એકતા મુક્તિ લીન મુક્તિને પામે છે હા આ આ નિર્ણય આપણે નથી લેતા ભગવાને લીધો છે અને જેટલા જેટલા નિરાકાર્યો થયા છે શંકરાચાર્યો સમેત એ બધા એ એકત્વ મુક્તિ એટલે ભગવાનની સાથે તદરૂપ અભિન અભેદપણે મળી જવું એને સર્વશ્રેષ્ઠ મુક્તિ ગણી છે એટલે એ લોકો મુક્તિ એને સ્વીકારે છે એટલે અહીંયા બારમા અધ્યાયમાં મામેવ એ પ્રાપ્તનું એમ જે ભગવાને નિરાકારવાદીઓ માટે કહ્યું છે એનો અર્થ પણ નિરાકારવાદીઓ એમ જ કહે છે કે અક્ષર અવ્યક્ત એવું જે ભગવાનનું સ્વરૂપ છે સર્વત્ર વ્યાપક એમાં એ લીન થઈ જાય છે ત્યારે અર્જુન મારો ભક્ત મામે એ મને પામે છે આ મને પામે છે અને પેલો એમાં લીન થઈ હવે સીધા સાદા શબ્દોમાં ભગવાન સ્વામિનારાયણે ચોસઠમાં વચનામાં જે કહ્યું છે હવે તમે સાંભળો ભાઈ એમાં શ્રીજી મહારાજ કે કે જે નિરાકારપણે ભગવાનની ઉપાસના કરે છે ધ્યાન ભજન ધ્યાન ઉપાસના કરે છે એવો એ નિરાકારવાદી બ્રહ્મ સુસુપ્તને વિશે લીન થાય છે પછી ક્યારેય નિસરતો નથી અને ભગવાન થકી કોઈ ઐશ્વર્યને પણ પામતો નથી અને જે ભગવાનને સાકારપણે ઉપાસના કરે છે એનું ભક્તિ ઉપાસના કરે છે એવો જે સાકાર ઉપાસક ભક્ત શ્રીજી મહારાજ પ્રથમના ચોસઠમાં કહે એ ભગવાનના સાધર્મપણાને પામે છે અને ભગવાન થકી અનંત ઐશ્વર્યને પામે છે અને બ્રહ્મ ભાવને પામ્યો એવો જે પોતાનો આત્મા તેને કરીને સાકાર રહ્યો થકો પુરુષોત્તમ નારાયણની સેવામાં અખંડ રહે છે પ્રાપ્તિમાં ફેર પડ્યો બોલો સાકરનો ગાંગડો થઈ ગયો પણ સાકરનો સ્વાદ ક્યાં અને આપણે સાકર કકડાવવાની હજી ગીતામાં કે છે સાંભળો કે હજી સાંભળો કે જે નિરાકાર પણ ઉપાસના કરે છે એને શું થાય છે તત્વત જ્ઞાતવા વિશતે તદંતર ભગવાનને તત્વથી નિરાકાર પણ જાણે પછી એમાં પ્રવેશ પામી જાય એટલે શું થયું જ્ઞાતૃમ પ્રવેષ્ટુમ પરંતુ ભગવાને ગીતાના અગિયારમા અધ્યાયમાં ચોપનમાં શ્લોકમાં એમ લખ્યું એમ કહ્યું કે મારો જે અનન્ય ઉપાસક ભક્ત છે એને ત્રણ મળે છે શું જ્ઞાતુમ પ્રવેષ્ટુમ દ્રષ્ટુમ નિરાકારવાદીને જ્ઞાતુમ પ્રવેષ્ટુમ એ તત્વથી જાણે વિશતે પ્રવેશ કરી દે પૂરું પણ અર્જુન જે સાકારપણે ઉપાસના કરે છે એ મને તત્વથી પણ જાણી લે છે મારામાં એ અભિન્નપણે નિર્વિકલ્પ સ્થિતિ એકાત્મ મુક્તિ એને પણ પામે છે સ્વાદ અનુભવે છે ઉપરાંત દ્રષ્ટુ મારું સાકાર પ્રત્યક્ષ સ્વરૂપનું દર્શનનો પણ રસાસ્વાદ લે છે બધી વસ્તુ આ સાકાર ઉપાસના કરવા વાળાને મળે છે એ નિરાકાર ઉપાસકને આ લાભ નથી કેટલા મળ્યા પેલાની એકત્વ મુક્તિ આને સાલોક સાહસી સામિત્ય સારુજ્ય એ ચારે ચાર સહિત પાંચમી લટકામાં જિંદગીભર બહાર ઉપાડે કષ્ટ નહીં ભગવાન કે મારો છે મારો છે એમ કહી રાખે અને ભગવાન સહકાર કરવા માટે તત્પર અંતે ક્લેશ નહીં જીવતા ક્લેશ નહીં આવો સાકાર ઉપાસક ભક્તનો માર્ગ શ્રેષ્ઠ છે તમને લાગે છે કયો લેવો જોઈએ બિલકુલ એક સીધું સાધું દ્રષ્ટાંત તમારે રાજકોટ કોઈ સંબંધી છે તમને એમ કે તમે અહીંયા આવજો તમે હાના કરી રાખો સગવડતા નથી આ છે તે છે બરાબર હવે તમારી પછી ઈચ્છા થઈ છે અને એ માણસ પોતે પોતાની ગાડી લઈ અને તમને અહીંથી તેડવા આવે અને તમને પોતાની બાજુની સીટ ઉપર બેસાડીને રાજકોટ એને ઘેરે લઈ જાય એક બીજું કે તમારે રાજકોટ જવું જ છે તમારે ઈચ્છા જ છે જાતે ગાડી લ્યો ડ્રાઈવ કરો અને તમે જાઓ પાછું એડ્રેસ પાકું નથી કે પેલો ક્યાં છે કેટલી મહેનતે પહોંચો કેટલા લોચા પડે બેમાંથી છેલ્લું કહ્યું તેડવા આવે એ તો સાકાર ઉપાસક ને મારો વાલો ઉપરથી અને સાક્ષાત વિમાન લઈને તેડવા આવે છે બેહી જા હું તેને મારે ઘરે લઈ જાઉં છું હાલ કોઈ ચિંતા નહીં આપણી પાસે એનું એડ્રેસ નથી આપણું એડ્રેસ એની પાસે એને સોંપી દેવાય તું અમને લઈ જા જ્યાં તું રહેતો ત્યાં મૂકી દે પરમાત્માના એડ્રેસના ફાંફા નો મરાય એ લોચે ચડાય અને એમાં સોડા લીમા તળાયા જેવા ચશ્મા હોય પાછા અને પાછો કોક ને ઘરે જઈને ઉભો રે અને બા ખોલો કદાચ પાછું ભાગ સંજોગે એનું ઘર આવી ગયું હોય તો એના ઘરના હોય એ ખોલવા આવે જોઈને કે તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે બા એના કરતા સારામાં સારી આ ઉપાસના ભગવાન આવીને પોતાની મેળે બેસાડીને લઈ જાય અને એવા પ્રસંગો કઈ ઓછા છે આ રંગપુર છે ગામ હમણાં અમે ગયા હતા તો એ પરિવાર છે બાલમુકુંદા સ્વામીના આશીર્વાદથી એ બધા જે સુખી થયા છે અને સત્સંગ જે ચાર ચાર પેઢીથી ભગવાન પ્રગટ પ્રમાણ તેડીને જાય છે તો ભગવાન બાપા એમના દીકરા બાલુભાઈ એમના એક દીકરા જે અહીંયા રમેશભાઈ જે બોરા છે એ અહીંયા છે અમદાવાદમાં તો તો એ બાલુભાઈ ભગવાન બાપાના દીકરા ભગવાન બાપાના દીકરા રમેશભાઈ વોરા પણ અત્યારે ક્યાંક આ સભામાં પણ બેઠા છે પ્રગટ પ્રમાણ વાત જુઓ તો એમના મોટા ભાઈ બાલુભાઈને રાજકોટ ગુરુકુળમાં ભગવાન બાપાએ ભણવા મોકલેલા પછી એક દિવસ એમણે પોતાના ઘરનાને કીધું કે મારે રાજકોટ જવું છે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના દર્શન કરી આવું ઘણા વખતથી ગયો નથી પાય લાગી આવું સ્વામીના બે શબ્દો સાંભળી આવું આશીર્વાદ લઈ આવું થોડી સેવા કરવી છે સેવા કરી આવું અને પાછો આવ્યો આવીશ તને અનુકૂળતા હોય તો બાલુ માટે કંઈક નાસ્તો બનાવી દેજે છોકરું છે રાજી થાય ભલે એમણે બધા નાસ્તો બધી મહેનત કરી રાતે જાગીને જે કઈ બનાવવું હોય બનાવીને તૈયાર કર્યું સવારે નીકળવાના <clears throat> જુઓ ભાઈ જુઓ સવાર થયું ભગવાન બાપાએ પૂજાપાઠ કર્યા એટલે ઘરવાળાએ કહ્યું કે લ્યો આ બધું તૈયાર છે આ થેલીમાં મેં બધું બાંધી દીધું છે અને તમે લઈ જાઓ હવે નીકળવું હોય તો નીકળો તૈયાર છે એમની પત્નીને કહ્યું સાંભળ હવે મારે રાજકોટ નથી જવું આ મહેનત કરાવી તૈયાર કર્યું તો શું વાંધો જઈ ને રાત્રે શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત આવ્યા મને કહ્યું ભગવાન કાલે હું તને તેડવા આવું છું એટલે હવે રાજકોટ નહીં જાઉં હવે અક્ષરધામમાં જઈશ લે હું હવે મહારાજના દર્શન મંદિરે જઈને કરી આવું તું અહીં બધા ગૌછાણથી જે કાંઈ લીપો તૈયાર કરી રાખ હમણાં આવું છું મંદિરે દર્શન કરી આવ્યા સ્નાન કર્યું બેઠા જય સ્વામિનારાયણ કહીને વી ગયા આ સાકાર ઉપાસકના ભક્તની સિદ્ધિ જુઓ હે ભાઈ એટલે હું આમાં વચ્ચે અવાંતર એક પણ વાત કરી દઉં કે જે લોકો ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે સ્વીકારતા નથી એને મારી દિલથી એક વિનંતી અરજ કે તમે આ સંપ્રદાયમાં કોઈ સાચા પવિત્ર શુદ્ધ જે સંતો છે એની પાસે બેસીને થોડા એમને સાંભળો પછી નિર્ણય કરો કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં પણ તમે એમને જેને તેને સાંભળીને ડીંડક ન ચલાવો અમને થોડું દુઃખ થાય છે લાગણી દુભાય છે ના પણ એને ફરજ તો એ છે ને કે કોઈના વિશે જાણવું મારે કબીર વિશે જાણવું હોય તો મારે કોઈ કબીર ના હોય તેને મળીએ તો યથાર્થ ખ્યાલ આવે ને કબીર કેટલા થયા છે આ મૂળ કબીરનું પદ છે કે નહીં એને સંશોધન ખબર હોય ને આપણે સુરદાસ બિલો મંગલની વાત કરીએ છીએ બરાબર ને કે એને આંખો ફોડી નાખી એ આપણે આ સૂર્ય પદો લખ્યા એના ઉપર આપણે બેસાડી દઈએ હકીકતમાં સુરદાસ ત્રણ થયા વૃંદાવનમાં અને જેને આંખો ફોડી નાખી એ નબીરો બિલ્વ મંગલ જુદો છે અને આ સુર જે પદ લખે છે એ સુરદાસ જન્મથી અંધ છે એને આંખો નથી ફોડી જેનો અભ્યાસ એની પાસે જવું પડે ને તો સ્વામિનારાયણ ભગવાન વિશે જાણવું હોય તો એને ઉપાસના કરનારા એવા સાચા પવિત્ર એવા સંતો પાસે બેસીને એની વાણી સાંભળવી પડે તો આપણે જોયું કે સાકાર અને નિરાકાર ઉપાસનામાં સાકાર ઉપાસના શાસ્ત્રીય રીતે બૌદ્ધિક રીતે વૈજ્ઞાનિક રીતે કઈ રીતે સત્ય છે વાસ્તવિક છે અને સાકાર ઉપાસના કરવા વાળાને કેટલા કેટલા ફાયદા બેનિફિટ છે નિરાકાર વાળાને કેટલું ક્લેશ અને કષ્ટ છે આખરે પેલાને શું પ્રાપ્તિ થાય છે અને પેલા નિરાકાર વાળાને શું પ્રાપ્તિ થાય છે આ પ્રશ્ન અંતમાં કહું છું ગોપાળાનંદ સ્વામી પૂછ્યો એની જરૂર હતી બધું વિચાર કરવો પડે જેમ શ્રીજી મહારાજ કે છે હું બધું પ્રત્યક્ષ જોઈને કહું છું એમ ગોપાલાનંદ સ્વામી બધું પ્રત્યક્ષ દેખતા હતા બીજાને દેખાડતા હતા દેખવાની ક્યાં વાત છે દેખાડતા હતા એવા ગોપાલાનંદ સ્વામી આ પ્રશ્ન પૂછ્યો એનો અર્થ એ અજ્ઞાની નથી પણ મારા તમારા જેવાને આવો ચર્ચાનો અવસર આપવા માટે સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે વર્ષો પછી હરિસ્વરૂપદાસ આના ઉપર બોલશે વાહ વાહ એટલે તમે તો ધન્ય થયા કે ન થયા પણ મેં આમાં જે ચિંતન કર્યું જે હું ભરાઈ ગયો છું મેં કીધું ઓ માય ગોડ ઓ પ્રમાત્મા ક્યાં ક્યાં રખડત અને કેવા કેવાને પામત આ કેવા મારા કયા જન્મના ભાગ્ય આવ્યા કે તમારો જોગ થઈ ગયો આ વસ્તુ મળતી નથી ભાઈ વિચારોને ત્યારે થાય કે મળે નહીં એવું મને તમને મળ્યું છે અમૃત સહજ સિદ્ધિ આનંદ કે મુક્તિ સુગમ કરી સિદ્ધિ એ કઈ અમસ્થા બોલ્યા છે ભાઈ અમસ્થા બોલ્યા છે તો અંતમાં હું ભગવાન શ્રીને પ્રાર્થના કરું કે જો કોઈને નિરાકારના શબ્દો પડ્યા હોય અને અહમ બ્રહ્માસ્મી આત્મા સ્વ પરમાત્મા નિરંજન નિરાકાર બાકી બધું ખોટું ભાગવત તો ઠીક વાંચવું હોય તો વાંચો એમાં કંઈ બહુ એવું છે નહીં એમાં લખ્યું હોય એટલું સત્ય થતું નથી સાચું તો આત્મો એક કરી દો ક્યાં કરી દેવો પણ આત્મો એક અમારે કરી દેવો પણ કરી ક્યાં દેવો મનુ બાપા આત્મો એક કરી દેવો નહીં આ મળી છે ઉપાસના અને આવા મેળવી લ્યો આ જિંદગીનો મોટો લોસ કરાય નહીં માટે નામમાં શ્રદ્ધા નરસિંહ મહેતા કે મારે નામમાં શ્રદ્ધા નથી આવતી ગંગા હલી જાય છે અને તટમાં કૂવો ખોદે છે એવા મૂર્ખા કયા તમે રોજ સવારે પદ બોલો છો નામ તણો વિશ્વાસ અને આવે અને હા તટમાં જઈને કૂબ ખોદે આ હાલ્યું જ જાય છે અને એ નરસિંહ મહેતા શું જ્ઞાની નહોતા એ ભક્ત હતા પણ જ્ઞાનમાં કચાશ હતી પદો નથી ઉકલતા એટલે એમ ન માનો કે ભક્તિનિષ્ઠ જ્ઞાની છે એ ફીફા ખાંડે છે એ બ્રહ્મજ્ઞાનને ઘોળીને પી ગયા હોય છે તમારા બ્રહ્મજ્ઞાનને તો ચાવી જાય ચૈતન્ય હરિબોલ હરિબોલ કરે એ વખતે ભારત વર્ષની અંદર ચૈતન્યની સામે શાસ્ત્રાર્થ કરવા એક પણ મરદ મુછાળ આવી નહોતો શકતો એ ચૈતન્ય બધા જ પોથા ફેંકીને હરે કૃષ્ણ હરે બોલ હરે કૃષ્ણ હરે બોલ હા એટલે જ્ઞાની નથી હોતા એવું નથી પણ યથાર્થ ભક્તિનિષ્ઠ જ્ઞાની છે એ તત્વ આ છે આ તત્વ છે એવો મને તમને જોગ મળ્યો છે એવું સ્વામિનારાયણ ભગવાન આપણને ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા છે અને આવો મનુષ્યનો દેહ મળ્યો છે અને આવી રીતે સાંભળી બેસી લેવાય સાંભળી લેવાય એવો આપણને અવસર મળી ગયો છે હું ભગવાન શ્રીને પ્રાર્થના કરું મને તમને સૌને એ પુરુષોત્તમ નારાયણમાં સાકાર અને અનન્ય ભક્તિની નિષ્ઠાનું બળ મળે એવી પ્રાર્થના સાથે વિરમું છું સહજાનંદ સ્વામી નારાયણ